જય સ્વામિનારાયણ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમતે પ્રા છે સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વમ નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ હવે આ શ્લોક એમનેમ જ રહેશે એટલે કે મુખ્ય રહેશે પછીના જેટલા છે એ બધા હવે આમાં સમાઈ જશે કારણ કે આમાં જે કહેવું છે એ બધું પછીના શ્લોકોમાં છે એટલે પ્રસંગે પ્રસંગે એક બે એક બે શ્લોક આમાં ભેળા ગૂંથાતા જશે તો હવે આમાં જે શ્લોક ગૂંથાય છે એક બે એમાંનો પહેલો શ્લોક એ છે ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત મળ્યો ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત સંસારાત अचिरावुक्त सेन्द्रीय मानस नियमाद पश्यसि निजहृदयस्थम देव सत्संग कोने कहवा ये विषय अपने सांभ अपने कहे छे कि अगर सतो ना संग करे સત્પુરુષોનો સંગ કરીએ છીએ તો એ સત્સંગથી નિસંગપણું એટલે અનાસક્તપણું આવે છે એટલે કે સંસારમાં પછી ક્યાંય રાગ બંધન રહેતા નથી તો એ સત્સંગ કેવો એ વિશે આપણે સાંભળ્યું કે પાંચ શરત પૂરી કરીએ તો એ સત્સંગ થયો કહેવાય કઈ પાંચ શ્રવણ સહવાસ સેવા સ્નેહ સમર્પણ વિસ્તારથી આપણે આ પાંચ વાતો જોઈ પાંચ વાતો જ્યારે આપણે સંતોની સાથે જોડી શકીએ ત્યારે સંતોનો સંગ થયો કહેવાય ત્યાં સુધી નહીં ખાલી કોઈ શ્રવણ એટલે કે કથા વાર્તા સંતોના મુખે સાંભળતા હોય એટલાથી કઈ સત્સંગ થઈ નથી જતું અને જોઈએ એવું જે આ શ્લોકમાં પરિણામ કયું છે જીવન મુક્તિ સુધીનું એ મળતું નથી એટલે કથા વાર્તા સાંભળવી એટલું જ કંઈ સત્સંગ નથી પણ સંતોષ સાથે શ્રવણની સાથે સહવાસ સેવા સ્નેહ અને સમર્પણ હોય ત્યારે શું થયું કહેવાય એ આ શ્લોકમાં શંકરાચાર્યજી બહુ જ સરસ બતાવે છે કે ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત ગુરુ ચરણાંબુજ એટલે ચરણ કમળ ગુરુના <clears throat> ચરણ કમળનો નિર્ભર એટલે સંપૂર્ણ ભક્ત એટલે ભક્ત કે પ્રેમી આ પાંચ વસ્તુ સંતો સાથે જ્યારે કરે ત્યારે એ ગુરુ ચરણ કમળનો સંત ચરણ કમળનો પૂરેપૂરો ભક્ત થયો કહેવાય ગુરુ ભક્તિ ગુરુ ભક્તિ કહે છીએ એ ગુરુ ભક્તિની વાત સંત ભક્તિની વાત સંતોનો ભક્ત સાધુડિયો ભક્ત જે આપણે કહીએ છીએ ને એ ત્યારે થયો કહેવાય પાંચ શરત પૂરી કરે ત્યારે શબ્દ વાપરે છે ને જો ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત ભગવાનના ચરણ કમલની ભક્તિ કે ભક્તની વાત શંકરાચાર્યજી અત્યારે કરતા નથી આ પાંચ શરત જ્યારે આગલી બતાવી તે એ સંતોમાં થાય ત્યારે એ સંતોનો ભક્ત થયો નિર્ભર ભક્ત પાછો નિર્ભર એટલે પૂરેપૂરો હંડ્રેડ પર્સન્ટ નિર્ભર શબ્દ છે એ સંસ્કૃતનો ભક્તિ માર્ગનો ભક્ત અને ભગવાનના સંબંધમાં મીઠામાં મીઠો શબ્દ છે નિર્ભર ભક્ત પૂરો ભક્ત ભક્તિ માગવાની વાત પણ જયારે શાસ્ત્રોમાં આવે ત્યારે એમ કહે કે અમને નિર્ભર ભક્તિ આપો કચાસ વગરની પૂરી સંપૂર્ણ ભક્તિ આપો આટલું કરે ત્યારે તો એ સંતોનો પૂરો ભક્ત થયો અને આવો જ્યારે ભક્ત થયો ત્યારે શું થાય તરત કહી દીધું ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત આગલી પાંચ શરત હજી મનમાં વિચારી લ્યો કઈ શ્રવણ સહવાસ સેવા સ્નેહ અને સમાન કોના પ્રત્યે સંતો પ્રત્યે જ્યારે આ પાંચ શરત થાય ત્યારે સંતોનો ગુરુનો સત્પુરુષનો ભક્ત થયો અને જ્યારે ભક્ત થયો ત્યારે જ શું થશે સંસારાત એટલે સંસારમાંથી વંચાય છે ચિરાત પણ અ આગળ ભળેલો છે અચિરાત ચિરાત ચીર એટલે દીર્ઘકાળ અચિરાત એટલે તત્કાળ તત્કાળ શું થાય છે ભવ ભવમુક્ત સંસારના તમામ બંધનોથી તત્કાળ મુક્ત થઈ જાય છે બોલો જ્યારે આવો સંત કમળનો સંતોનો દાસ ભક્ત અનન્ય ભક્ત થાય છે ત્યારે તમામ સંસારના બંધનોથી તત્કાળ મુક્ત થઈ જાય છે ભવ ભવમુક્ત એક આશીર્વાદાત્મક વાત છે જા બેટા સંસાર ગયો તારો ભવ સુખી ભવ એમ કહે છે ને એમ ભવ મુક્ત તત્કાળ બધા સંસારના બંધનો છૂટી જાય છે શું વાત કરી છે વિચારો તો ખબર પડે આપણે તો આમનો લોલે લોલ સત્સંગ ચાલે છે ઘણી વાર તો આપણને એમ થાય કે સાધુ હરિભગતના ભગત છે સાધુ તમારો તમારું સાંભળે સાધુ તમારો સહવાસ રાખે બોલાવે ચલાવે સાધુ તમારી સેવા કરે પ્રસાદ પાણી આપે ઉતારા આપે ચા કોફી બનાવી દે પ્રાઇબસને પંપ મારીને અને તમારામાં હેત રાખે હસીને બોલાવે વાહે હાથ ફેરવે તમારા સુખ દુઃખ પૂછે અને તમને સમર્પિત થઈને રહે તમારાથી વિશેષ એને કાંઈ ન હોય આવું ઊંધું થઈ ગયું આમાંથી બેમાંથી એકના ક્યાંથી બંધન તૂટે જ્યારે આ પાંચ વસ્તુ જ્યારે સંતમાં થાય ત્યારે સંસારના બંધનો તત્કાળ છૂટી જાય છે કેટલો મહિમા છે પણ મૂળ વાત તો બંધન છોડવા હોય તો આ સમજવાની જરૂર છે નહીતર કશી જરૂર નહીં બંધન છોડવા હોય તો આપણે તો સંતો પાસે એટલે જઈએ છીએ કે અમારા સંસારના બધા થાંભલા અકબંધ ઉભા રહીએ બોલો સાચું એમ જ છે ને <clears throat> અમારા દીકરા દીકરી બરાબર રે અમારા વ્યવહારો બરાબર રે ધંધા પાણી બરાબર રે આ વર્ષે દસ કરોડ જ કમાઈ આવે આવતે વર્ષે વીસ કરોડનું થઈ જાય ભલે બીજાનું કરી નાખવું પડે પણ અમારું થઈ જાય <clears throat> શું સત્સંગ જામ્યો છે કાંઈ એટલે બંધન છોડવા હોય તો આ પાંચ શરતની જરૂર છે અને બંધન <coughs> છોડવા એટલે જરૂરી છે સંસારમાં રહેવાની તો કોઈ ના પાડતું જ નથી રહીએ ક્યાં બીજે પણ દુઃખદાયક કોઈ વસ્તુ હોય ને તો બંધન છે તમારે નૌકા સરસ હોય સાગર સરસ બરાબર હોય હવામાન સરસ હોય નાવિક બધું બરાબર હોય પણ હોળીને છોડો જ નહીં કિનારેથી લંગરથી તો ગૂંફળિયા ખાતી રાખો એમાં મજા આવે જો બંધનથી છૂટી જાય દોરડું છૂટી જાય પછી તમે સાગરની સહેલ કરો તો આનંદ થાય એમાં બંધનો છૂટ્યા પછી સંસારમાં રહેવાની જે મજા આવે છે એની બંધન અને બંધન થયેલા સંસારીઓને એનો રસનો ખ્યાલ જ નથી ત્યારે જ આનંદ આવે છે સંસારમાં રહેવાય તો આટલો બધો મહિમા સાધુઓનો શંકરાચાર્યજી ગાયો છે બધા શાસ્ત્રો ગાય છે તો કેમ પેલી વાત તો એ છે કે સંત વગર આપણને ભગવાનની ઓળખાણ કોણ કરાવે બોલો અધ્યાત્મ માર્ગ નહીં ભગવાનના માર્ગ નહીં આપણને ભગવાનના સાધુ પુરુષો વગર આપણને કોણ ઓળખાવે ભજનનો માર્ગ કોણ બતાવે પેલી એની જરૂર પડે બીજી વસ્તુ એ છે કે ચાલો ઓળખાઈ ગયા પછી તો કઈ જરૂર નહીં ને પછી શું ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ છે ભજન કરવાનું છે માળા કરવાની પાંચ માનસિક કરવાની છે પાંચ વર્તમાન પળે એટલા પાળવાના છે ખબર પડી ગઈ પછી શું એને પાસે વળગી રહેવાની કાંઈ જરૂર છે જરૂર એટલે છે કે જીવન છે પળે પળે કેટલી સમસ્યાઓ આવે છે જીવાતા જીવનમાં સાંસારિક જીવનમાં તેમજ આધ્યાત્મિક જીવનમાં એ સમસ્યાઓમાં આપણને હુંફ કોણ આપે આપણને સહારો કોણ આપે આપણને બહાર કોણ કાઢે માર્ગદર્શન કોણ આપે પળે પળે જરૂર પડે જીવવું છે ત્યાં સુધી ફેમિલી ડોક્ટર જેવાની જરૂર પડે કે નહીં નીત નવા રોગ થાય ત્યારે હળી કાઢીને અડધી રાતે જવું ક્યાં ત્યારે સાધુઓ એ છે આપણો જયારે વિપત્તિ કાળનો વિહામો છે હોંકારો છે ત્યાં જઈને આપણે પગે પડે ને જરૂર પડે છે પેલા એમડી ડોક્ટર છે માસ્ટર ઓફ ડિઝીઝ આ એનએમડી છે master of mind disease mental disease આ મનના રોગીઓના ઈલાજ કરનારા છે પડે પડે જરૂર પડે બે ત્રીજી વસ્તુ જેનું ભજન કરીએ છીએ એ ભગવાનમાં પણ જ્યારે આપણને કાંઈક શ્રદ્ધા ડગે નિશ્ચય ડગે કાંઈક ગેરસમજણ થાય એમના ચરિત્રમાં કઈ શંકા થાય તો આપણને કોણ ઉગારે ભગવાન તો કઈ બોલે નહીં હોય ભગવાનને ઉલટાનો આપણે એના ચરિત્રમાં મૂંઝાઈએ ને એમ એને રસ આવે છે સમજી રાખજો બહુ ખુશી થાય મારો બેટો હલવાણો ને જો હે એને તો ઉલટાનું કે જોયું ને અને એમાં એને રસ આવે ઓળખી ગયો તો શું ઓળખી ગયો તો એને એ પડદો રાખ્યો છે કે જો આ હું ઉઠાવી લઉં ને તો આ કોઈ સાધુને પૂછે એમ નથી <laughs> શ્રીજી મહારાજે પોતે કહ્યું છે અમે જેને જેને પરચાન ઐશ્વર્ય બતાવીને સાધુ કર્યા એ બધા ભાગી ગયા છે લગભગ નથી ટક્યા કોઈ કારણ કે ઐશ્વર્ય પ્રતાપ જોઈને આવે સાધુ થઈ જાય પછી મનુષ્ય ચરિત્ર જોવે એટલે ભાગી જાય પણ જેણે જેણે સાધુઓએ જ્ઞાન દઈ દઈને મુંડિયાને સાધુ કર્યા એ બધા રહ્યા છે માટે સાધુ ના ભક્ત કરીએ બહુ જરૂર પડે ગરુડજી તો વૈકુંઠ મારીએ અખંડ ભગવાનને ક્યાંય જવું હોય તો એમનું વાહન છે ભગવાન રામ અવતાર ધારણ કર્યો ત્યારે લંકાના મેદાનમાં ઇન્દ્રજીત રાવણે રામ લક્ષ્મણને નાગપાશથી બાંધ્યા અસંખ્ય નાગ આવી શરીરને વીંટળાઈ જાય બેશુદ્ધ થઈને રામ અને લક્ષ્મણ લંકાના મેદાનમાં પડી ગયા શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા હવે આમાંથી કોણ ઉગારે એટલે તત્કાળ જે હનુમાનજી મહારાજ પછી બે ખોટ ગયા અને ગરુડને કીધું હેંડો કારણ કે ગરુડનો ખોરાક સાપ છે જેવા ગરુડ આવ્યા ને પાંખોનો અડધા ગાવથી ફફડાટ સાંભળ્યો બધા સાપ ઊભી પૂછડીએ અમુક ને ગરુડજી કરડીને ખાઈ ગયા એને તો એમ થઈ ગયું ફ્રેશ બ્રેકફાસ્ટ મળ્યો રામ ને લક્ષ્મણ બેઠા થયા ગરુડજી પગે લાગ્યા પણ બીમાર થઈ ગયા એ કે હું છોડાવું તો છૂટે અને ભગવાન કેમ કહેવાય થઈને માથાકૂટ લ્યો તે બહુ ગડબડાટ થયો પેટમાં પછી તો કાકભૂષણજી પાસે મોકલ્યા નારદજી અને શિવજીએ <clears throat> તમે ત્યાં જાઓ ઈલાજ થશે પછી ભગવાનની કથા સંભળાવી અને ગરુડજીને આ બધું સાંભળ્યું ગરુડે પછી સંશય ગયો છેલ્લે પછી એ કથામાં જ બધું વણી લીધું સંશય નાબૂદ થયો ભગવાનના ચરિત્રો માનવ ને મોહ પમાડવા છે સર્વસમર્થ છે એટલે છેલ્લે કથા પૂરી થાય ને પછી સંશયો ગયા એટલે ગરુડજી કાગભૂષંડીને પગે લાગ્યા કે મને આ તકલીફ હતી એટલે આવ્યો હતો તો કે હું જવું નહીં મને એક વાર આવી તકલીફ થઈ હતી આવું થાય ત્યારે સત્સંગ જ આપણને ઉગારે અને ચોથી વાત શા માટે આટલો મહિમા છે આપણે સંતોમાં શ્રવણ ભક્તિ સંતોનો સહવાસ સંતોની સેવા સંતોમાં સ્નેહ સંતોમાં સર્વસ્વ સમર્પણ કરીએ છીએ એ એટલા માટે કરીએ છીએ કે એ સાચા સત્પુરુષ એ પાંચે પાંચ વસ્તુ આપણને ભગવાન પ્રત્યે એક્સચેન્જ કરી આપે છે આ સંતો છે એ એક્સચેન્જ ઓફિસ છે બદલી આપે છે જોડવાની તો આ પાંચે પાંચ ભગવાનમાં છે કે ભગવાનના શ્રવણ વગર રેવાય નહીં ભગવાનના સહવાસ વગર રેવાય નહીં ભગવાનની સેવા ઉપાસના વગર રેવાય નહીં ભગવાનમાં અત્યંત સ્નેહ થાય અને ભગવાનને સર્વસ્વ સમર્પણ થાય કરવાનું છે તો ત્યાં પણ ભગવાન તો પરોક્ષ હોય <clears throat> જેવું છે આખો અદ્રશ્ય લોકમાં તો તમારી પાસે રૂપિયા હોય તો અમેરિકામાં કઈ રૂપિયો થોડો ચાલે એ તમારે એને ડોલરમાં કન્વર્ટ કરવો પડે એ પેલી ઓફિસે જાઓ એક્સચેન્જ ઓફિસમાં તો જ થાય સમજાય છે ને વાત એમાં પાંચ વસ્તુ આ સંતોમાં જોડો એટલે લગભગ ઓટોમેટિકલી ભગવાનમાં સમર્પિત થઈ જાય એટલા માટે આ પાઠશાળા છે કે ભગવાન માટે <clears throat> કેટલો સ્નેહ છે કેમ સ્નેહ કરવો અને સાચા સત્પુરુષ આપણને એ ભગવાનમાં જોડી દે છે યાદ રાખજો પાંચે પાંચ વસ્તુ ભગવાનમાં જોડાવી આપે છે અને જોઈ એક્સચેન્જ ન કરી આપે અને પોતામાં જ જો ભક્તને જોડી રાખે તો સમજવાનું કે એ ખોટો પુરુષ છે તો એ પૂતના છે પૂતનાનો અર્થ શું પોષણને બાને જે શોષણ કરે એનું નામ પૂતના પૂતના આવી આવીથી શું કામ ધવડાવવા દેખાડવાનું છે સ્તનપાન કરાવવું છે અને પ્રાણ હરી લેવાતા ને પોષણને બાને શોષણ કરે એનું નામ પૂતના એમ એવા પુરુષો પોતામાં જ સમર્પણ મને જ આપી દે પછી તારે કઈ પૂછવાનું જ નહીં મારી સેવા કર મારામાં હેત થઈ ગયું બહુ થઈ ગયું એમ જોઈએ પોતે હેતુ બદલી નાખે તો એ અસત પુરુષ છે ગુણાતીતાનંદ સ્વામી પણ કીધું છે ને કે જે ભગવાનમાં જોડે એ સન અને પોતામાં જોડે એ અસન બદલી આપે પણ થાય આ દ્વારા સત્પુરુષો દ્વારા જ થાય સીધી વાત છે કે ભગવાનમાં જયારે પાંચે વસ્તુ જોડાય પછી સંસાર ક્યાં ઉભો રહે તત્કાળ બંધનો છૂટી જાય તમે જુઓ શેરડીનો કે પેલા ઘાસનો કે લાકડીનો ભારો હોય એને તમે બે બંધ માર્યા હોય બે છેડે આંગળી જાય એમ ના હોય એકે લાકડી હલે એમ ન હોય જોયા છે ને ભારા પણ તમે વચ્ચે એક બીજો દોરડું લઈ અને એક બંધ સેજ વધારે કસીનમાં બે ઢીલા થઈ જાય એમાં પાંચે પાંચ વસ્તુ જયારે સાધુઓમાં થાય ત્યારે સંસારના બંધન આપોઆપ ઢીલા થઈ જાય બધા હરી જાય નીકળી જાય અને ભગવાનમાં હેત થઈ જાય ભગવાનમાં સમર્પણ થઈ જાય સત્સંગમાં પાંચ થવી જોઈએ ત્યારે બીજા બંધનો આપોઆપ સંસારાત અચિરાત ભવમુક્ત છૂટી જાય છે પણ કેવો ભક્ત કેવો ભક્ત થાય કેવો ભક્ત હા શબ્દમાં છે રસ એ ભૂલી જાવ તો ના ચાલે કેવો ભક્ત કેવો કેમ બે ટકા જ બોલે છે નિર્ભર ભક્ત ન થાવ તો કઈ નહીં બોલો તો ખરા તમને તેમ વળી બુકિંગ થઈ જશે કેવો ભક્ત નિર્ભર ભક્ત એક શબ્દનો અર્થ આપણે નિર્ભરનો કર્યો કેવો પૂરો કેવો એનાથી સાચો ને મીઠો અર્થ તમને સાહિત્યની દ્રષ્ટિએ અર્થ શબ્દકોશમાં તમે જોવા જશો તો નિર્ભરનો અર્થ તમને પૂરો ભક્ત જ કહેશે પણ હવે આપણે તળપદી રીતે અર્થ વિચારીએ ને એ બિલકુલ વધારે નજીક પડે નિર્ભરનો અર્થ એવું છે આપણે કહીએ ને ભાઈ હવે તો શું છે એ એના ઉપર નિર્ભર છે એના ઉપર ડિપેન્ડ છે હે હવે એ જામી જાય તો પછી આમ થાય એમ એના ઉપર નિર્ભર છે શું થાય એ ખબર નહીં પણ હવે નિર્ભર તો એ પેલા ભાઈ ઉપર છે હવે બોલ છે ને એની કોર્ટમાં છે એ શું ડિસિઝન લે છે એના ઉપર આધાર નિર્ભર એટલે સીધો સાદો અર્થ એ કે જેને ગુરુના ચરણ સિવાય બીજો કોઈ આધાર નથી એવો ભક્ત થાય એના સર્વે બંધન છૂટી જાય ક્યાં ખોળવા જવા બીજો બીજો ભરોસો જ નથી જો નિર્ભરતાનો બીજો સાદો અર્થ અને સચોટ બીજો ભરોસો જ નથી એને એટલો બધો ભરોસો ત્યાં જ છે સોએ સો ટકા અને એને જ્યાં છે ત્યાં જ ભરોસો છે એવો જયારે ભરોસો સાધુ પુરુષમાં થયો ત્યારે બંધનો છૂટે નહીતર છે ને રહસ્ય બોલો નિર્ભર ભક્ત ભરોસો એક સાધુના ચરણનો એક એના ગુરુના ચરણનો એક હું ગુરુ શબ્દ એટલે નથી વારત વાપરતો આપણે શું છે વ્યક્તિવાદી બની ને પછી કંઈક જુદો અર્થ કરી બાકી હકીકતે ગુરુ ભક્તિ હોવી જ જોઈએ મને મારા ગુરુમાં ભક્તિ ન હોય તો હું શું કામ ન છું હમ પણ હું સમજીને શંકરાચાર્ય ગુરુ શબ્દ જ વાપર્યો છે ગુરુ ચરણામ ભોજ નિર્ભર ભક્ત આપણે કેવું કીએ છીએ એને હાથ હૈયારું ખેતર થોડું હોય એનો ભરોસો હોવો જોઈએ સમજો ને જ્યાં ગુરુ બુદ્ધિ છે ત્યાં ભરોસો તો હોવો જોઈએ ભરોસા વગર કામ નહીં અને ભરોસો ઉપરાંત નિર્ભરતા બસ પૂરી એના ઉપર નિર્ભર હવે એને જેમ કરવું એમ કરે એ જે કહે એમ એવું થઈ જાય આપણે તેમ કે પૂછી જોઈએ પછી આપણે જેમ કરતા એમ કરશું પણ એક વાર પૂછી તો જોઈએ તો નિર્ભર નથી કાં પૂછવું નહીં અને કાં પૂછવું તો એને તમે એવો પેલા પરફેક્ટ જોવો કે ભાઈ આને પૂછીએ તો આપણું ભલું થાય એમ છે નહીં પૂછવું જ નહીં નહીં તો શું કામ પૂછવું અને જો બહુ સમજતા હોય ને એ લગભગ છે ને ગોળ ગોળ જ જવાબ આપે પૂછે ખરા બધા પણ જવાબ છે ને તમને ગોળ ગોળ આપશે વધારે તમે જો માર્કિંગ કરશો ને તો તમે શર્ટ દઈને સીધો જવાબ નહીં આપે સીધો જવાબ કોઈકને જ આપશે અને અમુક પ્રસંગે જ આપશે બાકી કે તમે આમ કરો તમે જોવો તમે તપાસો તમે વિચારો તમે આમ કરો તમે કરો એમ કરીને નીકળી જાય છે સીધો જવાબ નહીં આપે બહુ રહસ્યો છે બધી કથા માંડા જેવી નથી બે બે બાજુ દુઃખ છે એક તો ન કહીએ તોય દુઃખ છે કહીએ તોય દુઃખ છે તમને ખબર નહીં પડે પણ બહુ રહસ્ય છે નિર્ભરતા ઉપર નિર્ભર ભક્ત સાધુઓનો નિર્ભર ભક્ત થવું ગુરુનો નિર્ભર ભક્ત થવું દુર્લભ છે તમે વિચાર તો કરો હું એક બે વાત તમને કહું કે ભરોસો કેટલો એને એના ગુરુમાં હોય સાંભળજો ભગવાન કરતા પણ એને એના ગુરુમાં ભરોસો વધારે હોય યાદ રાખજો આ બહુ કહું છું ને બહુ બહુ જ પેલી વાત છે ભગવાન કરતા પણ એને એના ગુરુમાં ભરોસો વધારે કહેતા બહુ પેલું થાય છે પણ હવે શું તમને દ્રષ્ટાંત સામે કહું જો રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને ગાદી સોંપીને વ્યાઈ ગયા સ્વધામ પધારી ગયા મુક્તાનંદ સ્વામી ભૂજ ગયા સહજાનંદ સ્વામી ઐશ્વર્ય છૂટા મૂક્યા માંગરોળમાં જે આવે એ બળુદીન સમાધિ અને જુવાર બાજરીના પૂળાની જેમ ખડકી દે બાલ આવે વૃદ્ધ આવે યુવાન આવે જે આવે એ બધાને સમાજ કોઈ એક મહિને બે મહિને છ મહિને જાગે અને સમાધિ આવી સમાધિ કઈ સોયલી હોય આમ થઈ જાય જોતા આવે ચપટી વગાડે આંખ સરસ નજર સામે કરે અને સમાધિ થઈ જાય એ કોઈ દી ભાડ્યું નહોતું આવું પછી મુક્તાનંદ સ્વામીને સમાચાર મોકલ્યા મયારામ ભટ્ટ મળ્યા કે કહેતા બહુ થઈ ગઈ ગુરુની પાછળ તો ન થવાની થઈ આ વર્ણીને બધું સોંપ્યું પણ હવે આમણે જો અરે મહારાજ પાખંડ દિયો મેલી સત્સંગમાં ન થાવું ફેલી આવ્યા મુક્તાનંદ સ્વામી મેઘપુરમાં મળ્યા અને મહારાજને તો બહુ ગગલાવ્યા આ તમે શું આદરી છે જેને તેને સમાધિ સમાધિ શું એમ સોયલી છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધારણા ધ્યાન સમાધિ આ ત્યારે આઠમું અંગ અને એ આમ થાય જે આવે એને થાય આ ગુરુની ગાદીએ બેસીને તમારી મતી કાં ફરી ગઈ પાખંડ મૂકી દો આ તમારા પાખંડ નહીં ચાલે કેવા વડતા છે મૂર્તિ તો વિચારો એને મહારાજ હાવ બાળા ભોળા થઈને સાંભળે અને જવાબ કેવો દીધો કે સ્વામી તમારી વાત સાચી પણ એમાં હું શું કરું કેમ હવે બધા રામાનંદ સ્વામીને યાદ કરે છે ને એમાં સમાધિ થઈ જાય છે હું શું કરું તમે રોકશો તો નહીં કોઈ રોકાય ના ના રામાનંદ સ્વામી હતા ત્યારે આવું કાંઈ થતું નહોતું તમે જ શરૂ કર્યું છે એવું કે મહારાજે ચાર છોકરા બેઠા તેને સમાધિ કરાવી આમ ચપટી વગાડ કેમ <laughs> ચારે ઢળી પડ્યા મુક્તાનંદ સ્વામી મહારાજ કે જોવો જી સ્વામી અને સમાધિ સાચી છે ખોટી જોવે બધું બંધ વિચારમાં પડ્યું ક્યાંક મળવા તો શું કેવું તોય વિશ્વાસ ન આવ્યો બીજી ચપટી વગાડી બેઠા થઈ ગયા મુક્તાનંદ સામે સામો જોઈને કે અમે ત્યાં ગયા હતા વૈકુંઠ ગયા હતા ગોલોક ગયા હતા રામાનંદ સાહેબ મેળ્યા બધી વાતો મીંડા કરો હવે આ નાના નાના છોકરા ટાબરિયા આવી બધી વાતો કરે તો મુક્તાનંદ સ્વામી તો મુંજાઈ ગયા <laughs> તો વિશ્વાસ ના આવ્યો સંત દાસજી કેવા આવે સદેહે બદ્રિકાશ્રમ જઈને આવે ને ત્યાં કોઈ અષ્ટ આવરણ નડે નહીં ગતિ કરે બ્રહ્માંડમાં એવા સત એનો વિશ્વાસ સંતના સાધુ સંતદાસના સાચા બોલ એ કેવું માનું મારા એને કરીએ ચાલો સંતદાસજીને સમાધિ થાય હા જોવો જઈ કેમ ખોટી ગઈ સંતદાસજી જાગ્યા અને એમણે તો મુક્તાનંદ સ્વામીને ઉધડા લીધા એ કે રામાનંદ સ્વામીને મેં જોયા અને સહજાનંદ સ્વામીને એ તો ચમર ઢોળતા આ ભગવાન છે આની ઉપાસના કરવાની છે અને ઉલટાનું એમ કહ્યું કે મુક્તાનંદ કેમ માનતા નથી એની કેમ મતી ફરી ગઈ છે મુક્તાનંદ સ્વામી કે હવે શું કરું સંતદાસજીએ કહ્યું તોય ના મને સંતદાસજી ખોટું બોલે નહીં પેલામાં કઈ ચાર છોકરા એવા નહોતા જેને કઈ ગોલોકના વૈકુંઠના ત્યાંની શોભાનું કઈ એને કોઈ ગાઈડમાં વાંચી લીધું ત્યાંથી પુસ્તકો નહોતા શું વાંચે સંતદાસજીએ કહ્યું તોય ન માન્યા શ્રીજી મહારાજે કહ્યું તોય ન માન્યા નજર સામે હતા તોય માન્યા નહીં સંતદાસજીને ન માન્યું પછી જાણો છો ને કાલવાણી ગયા અને ખાખરાના વનમાં જતા હતા ત્યાં જ રામાનંદ સ્વામી પ્રગટ થયા ને એકદમ પગ પકડ્યા પછી રામાનંદ સ્વામી ક્યારે મૂકો હું તો તો કહેતો કે હું તો ડુગડુગીનો વગાડનારો છું સાચો નટવર તો આવવાનો એ આવ્યા કેટલી વાતો થઈ ગાદીએ બેસાડ્યા ત્યારે મેં શું કહ્યું હું તમે બેઠા ત્યારે કેટલી આપણે ઘણી વાતો થઈ તમે તો સૌ એને મળ્યા એને રાખ્યા એના પ્રતાપ ઐશ્વર્યો એ બધા તમે જ મને કાગળમાં લખી મોકલ્યા હતા અને તમે ભૂલા પડી ગયા પણ ગુરુ હા એ જ છે અમે એના જ ચરણની સેવા કરીએ છીએ અમે એના જ દાસ છીએ એનું જ પીરું સર્વે થાય છે એ જ સર્વોપરી સહજાનંદ સ્વામી છે માટે એનું ભજન કરો ત્યારે મુક્તાનંદ સ્વામી એમ માન્યું આને કહેવાય નિર્ભર ભક્ત એ સિવાય નહીં મને મારો ગુરુ કહે તો હું માનું સહજાનંદ સ્વામી સ્વામીનું માન્યું મને મારો ગુરુ રામાનંદ કે અને રામાનંદ સ્વામી કહ્યા પછી એક શબ્દ ઉચ્ચાર્યો નહીં આને ભરોસો કહેવાય માન્યા પછી કે હા હું માનું છું પછી પાછો હળ હળ કરી રાખે એને માન્યું ન કહેવાય તુરત જ એમણે ગાદીએ બેસાડી અને આરતી ઉતારીને જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામે ચરણ સરોજ તમારા વંદુક તરણે શિષ્ય ધરાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભાતા દીજે કોળ તનુ તારી પામર પતિ તો ઉધાર્યા અગણિત નર નાય પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ પરમથી છૂટી કુટુંબ સહિત તરશે આ અવસર પ્રભુ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી અને પછી તો <clears throat> પગમાં પીડ્યા પછી શું થયું કે મુક્તાનંદ સ્વામીના વચને બીજાને સમાધિ થાય મહારાજ કે સ્વામી મુંજાવો બસ તમારે જેને ઈચ્છા પડે સમાધિ કરાવો જાઓ અને કોઈ આવે ને એમને ઈચ્છા થાય મુક્તાનંદ સ્વામી સંકલ્પ કરે પેલા સમાધિ થાય છે પણ ક્યારે માન્યું મારો ગુરુ કે ત્યારે હાલો હવે વિચારો આમાં આમાં કેટલા ને આવો સત્સંગ હોય મોટા મોટા સત્પુરુષો હોય તોય હમ છે ને આ પછી એમને કઈ થતું નથી અને જુઓ સામે બીજી વાત શ્રીજી મહારાજે અલૈયા ખાચર ખાચરને ઐશ્વર્ય આપ્યું હતું પોતાના જે જરિયાની વસ્ત્રો અલૈયા ખાચરને પહેરાવી દીધા માથે પાક સોનેરી મંડિલ ત્રણ છોગલા ના અને અલૈયા ખાચર તો બહુ ફૂટડા દૂજો સહજ આનંદ લાગે કે જાઓ વાળાક દેશમાં જઈને સત્સંગ કરાવો અને ઐશ્વર્ય સમાધિ કરાવવાનું એને ઐશ્વર્ય આપ્યું બીજાના અંતર મનને જાણી જાય આવું અંતર્યામી પણ આપ્યું એને સહજાનંદ સ્વામીને ઓળખવામાં શું બાકી હતી આવા આવા પ્રતાપી છતાંય એને શ્રીજી મહારાજે થોડું અપમાન કર્યું નિશ્ચય ઉડી ગયો ને આવતા બંધ થઈ ગયા સત્સંગ મૂકી દીધો વર્ષો નીકળી ગયા શ્રીજી મહારાજને સ્વધામ જવાનું થયું મુક્તાનંદ સ્વામીને થયું કે આ ખાચર રહી જશે કેવા છે અને આ ચૂકી જશે હવે આ બાપ નથી રહેવાના બિચારા વૃદ્ધ ઉંમરે પગે ચાલીને ઝીંઝાવદર ગયા ગરડાથી અને અલિયા ખાચરને મળ્યા અલિયા ખાચરે આદર આપ્યો બધું આપ્યું વાત કરી કે દરબાર તમે મૂકી દો આ બધું આ કોણ છે એ સમજો ગળે ઉતર્યું નહીં વૈયા આવ્યા મુક્તાનંદ સ્વામી ખાલે હાથે અક્ષર ઓરડીમાં જઈને મહારાજને કીધું મહારાજે કીધું સ્વામીજી આવ્યા તો કે હા અલિયા ખાચર આવ્યા તો કે ના બોલો છેવટે પછી એને બીજે દિવસે વિચાર થયો કે હું જાઉં પોતાની રીતે આવ્યા પણ ઉમરો ચાલીને ઉભા રે અંદર પગ ન દઈ શક્યા મુક્તાનંદ સ્વામી બેઠા જ તા એમણે કીધું મહારાજ બહુ ખુશ થયા ચાલો મારી સાથે ના આવ્યા પણ પછી તો આવ્યા મહારાજ એટલે મહારાજે લુગડો માથે ઓઢેલું અને સાંભળ્યું હસવાનું અલિયા ખાચરાયા છે એમ માથે તો આમ કપડું ઉગાડી નાખ્યું આમ જોયું પણ બારસાખ પકડીને ઉભા રહી ગયા અંદર પગ ન દઈ શક્યા થોડીક સેકન્ડો મહારાજે જોયું કે અંદર આવે તો હમણાં અપનાવી લઉં પણ ન અંદર પગ દીધો મહારાજ માથે લુગડું વઢી ગયા અલિયા ખાચર પાછા વળી ગયા અને એ જ દિવસે શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા કેમ પાછા ન વળી શક્યા કારણ કે આવા સમર્થ હોવા છતાં કોઈ સંતમાં ગુરુ બુદ્ધિ નહીં કોકનો ભરોસો તો હોવો જોઈએ ને નિર્ભર ભક્ત કોઈનો નહીં સમજાય છે વાત કોઈનો નિર્બંધ ભક્ત નહીં કોઈનો ભરોસો નહીં કોઈ સાધુનો આવડા આવડા મોટા મોટા ગોપાળાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કોઈનો નહીં ઘણા એવા ભક્તો હતા અનાડી હતા એવા હતા જે સત્સંગ નહોતો સ્વીકારેલો ગુણ બુદ્ધિ વાળા હતા પણ કોઈ કોઈમાં ભરોસો હતો એને મને બ્રહ્માનંદ સ્વામીમાં હેત છે ભરોસો છે તો એવા પાપી નહીં પણ અંતકાળે સહજાનંદ સ્વામી તેડવા એવા છે પણ કોઈને જે એક પણ સંતનો ભરોસો નહીં એનો ઉદ્ધાર કોણ કરે અલિયા ખાચર આમ રહી ગયા કોઈનો ભરોસો નહીં ભરોસો સંતોનો બહુ મોટી વાત છે આ કઈ તમારી પાસે લઈ નથી લેવો પણ કલ્યાણની વાત વિચારવાની અને કઈ એમ તમને કઈ ભરોસો થઈ જાય એવું કઈ નથી એ હમ સબ સમજતે હૈ અમે જે હું ખાલ પર્ટિક્યુલરી હું મારી વાત કરું હું તો આ પ્રભુ અને એના જે સંતો ભક્તો થાય એના ગુણગાન ગાવા માટે જ બળ કરું છું બાકી મારે કઈ એવું નથી કે તમે સમજી જાઓ એવું મને સપને નથી કે તમે સમજી જાઓ તમે જ્ઞાની થાઓ ને એ વાતમાં માન નથી એવું અમે કઈ છે સત્ય છે ને અમે તમે કયો છે જો સમજતા હોઈએ તો એ તમારો ભ્રમ છે અમારે તો આ કથા કરીએ એમાં અમને આનંદ આવે છે કે કઈ લેવા દેવાની વાત નથી આમ પણ એ આ સંતોના ભરોસા વગર કામ નથી થતું પણ આ સમજવામાં તો સંતોય રહી જાય છે ને એમાં હરિભક્તોની ક્યાં વાત છે ભેળા રહેતા હોય તો ઉભા વાહડા જેવા જ રખડતા હોય હા એમાં કાંઈ હોય નહીં કઈ કશું આવે નહીં ને તમે સમજાવવા તો સમજાય નહીં ઉલટાઈને મનમાં મનમાં બે ગાળી દે પણ એને તેમ છે ને કે ભગવા પહેરી લીધા કલ્યાણ થઈ ગયું શું તંબુરો થઈ ગયું એમ થતું હશે ક્યાંય ભરોસો નહીં કાંઈ નહીં મોકો મળ્યો હોય તો છાંડી જાય ચૂકી જાય બહુ મોટી વાત છે અને ઘણા બહુ રુજુ હૃદયના હોય છે એ સાધનો ઓછા કરતા આવડક ઓછી હોય પણ પાર ઉતરી જાય હોય એના ઉપર ભગવાન હેત કરે એવા એવું ઘણી બધી એવા પ્રસંગો છે પણ હું તમને સભામાં કહી નથી શકતો કે ભોળાનો કેવો ભગવાન હોય છે બહુ કાબા થવામાં માલ નથી બહુ બુદ્ધિના ડાપણ કરવામાં બહુ માલ નથી આપણે સંતોને છેતરી શકીએ સમજાવી શકીએ એવી હોશિયારી એની બહુ જરૂર નથી કલ્યાણના માર્ગમાં આ વેપાર વ્યવહારમાં જરૂર હશે ત્યાં તો વચનામૃતમાં કીધું છે હારીને રાજી થવાની વાત છે ભરોસો જોઈએ નિર્ભર ભરોસો પણ એક વસ્તુ તો નક્કી રાખી રાખજો ભાઈ કે જેને સંતો થી વારે વારે પળે પળે ખોટું લાગે છે એને જિંદગીમાં સત્સંગનું સુખ ન આવે ખાવા પીવાનું સુખ આવે એની ના નથી નિર્ભર ભક્ત વલ્ભાચાર્યજી પ્રભુજી મહાપ્રભુજી ઠાકોરજીને ગરમીનો સમય સાંભળજો પંખો નાખતા બેઠા હતા સેવા કરતા પ્રગટ ભક્તિ લાલજી બિરાદે છે આત્મા પંખો છે ગ્રીષ્મ ઋતુ છે લાલાને પવન નાખે છે એમાં એક વૈષ્ણવ ભક્ત આવ્યા પ્રભુજીને પ્રણામ કર્યા પ્રભુજી કહો ભલું થયું આપ આવ્યા લ્યો ઠાકોરજીની સેવા કરો મારે થોડી બીજી સેવા છે એટલે હું જાઉં છું તમે પંખો નાખો ઠાકોરજી જોજો હલી જાવ એવી વાત છે સાંભળો છો ને ગુરુ તમે મારા ગુરુ છો લો પંખો જાઓ ઠાકોરજીને લાલાને પંખો નાખ પણ જોજો આંખો બંધ કરીને સેવા કરો આંખો ખોલશો નહીં હું જાઉં છું હું આવું અને હું જયારે કહું ત્યારે આંખ ખોલવાની ત્યાં સુધી આંખ નહીં ખોલવાની લ્યો પંખો નાખો પંખો પકડાવી આંખો બંધ કરાવી હું ન આવું ત્યાં સુધી આંખો નહીં ખોલવાની હું કહું નહીં ત્યાં સુધી આંખો નહીં ખોલવાની પંખો નાખો અને ભાઈ આવી ગયા પ્રભુજી વલ્ભાચાર્યજી મહારાજ હે તો થોડી ઘણી પળ ગઈ આમનમ આમનો આંખો બંધ કરીને આમ જીકા જીક ક્યાં સુધી કરવું હે ભાઈ કલ્પના કરીએ ત્યાં ઘડીક જોઈ લેવું થારું આવું ભણભાઈ ઓલો ભગત એ વૈષ્ણવ એટલે વૈષ્ણવ બસ આંખો બંધ પંખો નાખ્યા કરે ઠાકોરજી રાજી થઈ ગયા લાલો પોયડા હતા ને રાજી થઈ ગયા એમાંથી પ્રગટ થયા કિશનજી મહારાજ શું જોઈ રહ્યા છો ભગવાન કૃષ્ણ પ્રગટ થયા પેલા ભગતને કે ભગત વૈષ્ણવ હા આંખો ખોલો હું તમારી ભક્તિથી રાજી થયો છું તમે પ્રભુજીના કહેવાથી તમે આંખો બંધ કરીને જે સેવામાં વ્યસ્ત થયા હું રાજી થઈ ગયો તમે મનને જીતીને સેવા કરી છે લો હું તમને દર્શન દેવા આવ્યો છું દર્શન કરો તો કે ના મારા ગુરુ કહે નહીં ત્યાં સુધી હું આંખ ખોલીને આપનું દર્શન નહીં કરું મને મારો ગુરુ ના પાડી ગયો છે હું આવું હું કહું પછી જ આંખ ખોલજે એટલે હું આંખ નહીં ખોલું પ્રભુ મને આપના દર્શન કરતા પણ મને મારા ગુરુના વચનમાં ભરોસો વધારે છે કદાચ એનો વચન તોડીને હું આપનું દર્શન કરીશ તો હું એવો સુખ્યો નહીં થાઉં પણ એના વચન પાળીશ અને આપનું દર્શન નહીં થાય તો આપને જબરન બીજી વાર આવવું પડશે આના વાર કદાચ દર્શન કરી લઈશો કદાચ એક જ વાર થશે પછી નહીં થાય અને દર્શન થાય કે ન થાય મને તો મારો ગુરુનો ભરોસો છે મને એ કહીને ગયા છે હું કહું નહીં ત્યાં સુધી આ ખોલવાની નહીં અને પછી પ્રભુજી આવ્યા અને કીધું ભગત આંખો ખોલો અને આંખ ખોલો તો મૂર્તિ જ હતી સામે કઈ નહોતું પ્રભુજીએ કીધું સેવા ભાવથી કરી ને હા પ્રભુ બહુ ભાવથી કરી શું કઈ થયું તો કે આપ જાણો છો શું કામ પૂછો બસ રાજી થયા પ્રભુજીને કહ્યું કૃષ્ણ ભગવાનને કીધું મહારાજ હવે હું કહું છું આમને આપ દર્શન આપો અને ભગવાન પ્રગટ થયા અને દર્શન આપ્યું <coughs> એને કીધું હતું ને તમારે જબરન આવવું પડશે પણ વિચાર કરો આપ કોણ રીએ તરત જ એમ થાય કે ભગવાનના દર્શન હાટું તો બધું કરીએ છે ગુરુ ભલન પડ્યો તડકે તરત એમ થાય કે કદાચ ગુરુ ને દર્શન નહીં હોય આપણને દર્શન તો થઈ ગયા અને પછી ગુરુ કેવા થાય તમને હજી નથી થયા અમે આગળ નીકળી ગયા જોવો બહુ છે આ બધું જાણવા જેવું તમે આમ સત્સંગ કરાવો છો પણ તમે અમારી વાહે રહી ગયા જો આને કહેવાય કેવો ભક્ત અરે હોકારો કરો નિર્ભર ભક્ત હા બહુ મીઠો છે હું તો નિર્ભર બોલું છું ત્યાં કાંક થાય છે મને નિર્ભર ભક્ત બીજું એમાં ઘુસે જ નહીં પૂરો નિર્ભર બિલાડીએ જેમ એના બચ્ચાને મોહમાં પકડી હોય બસ એ બચ્ચું છે ને બિલાડીને નિર્ભર છે અને જ્યાં લઈ જવું ત્યાં લઈ દ્રઢયીન ચરણના ભરો ભરોસો દ્રઢયીન ચરણ કેરો આ ચરણનો મને દ્રઢ ભરોસો છે આવો ભરોસો હોય ત્યારે બધા સંસારના બંધન છૂટી જાય પછી ક્યાં રે ભાઈ વાત જ કરો ને આમાં રહેતા હશે આટલો ભરોસો હોય પણ હવે જે શ્લોક છે ને એમાં ચેતવણી બહુ સરસ છે હમ ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત સંસારાત અચિરાત ભવમુક્ત તત્કાળ સંસારના તમામ બંધનોથી મુક્ત થઈ જાય છે અને પછી કહ્યું સેન્દ્રિય માનસ નિયમાદ એવ દ્રક્ષસી નિજ હૃદયસ્થમ દેવમ હા આવા સત્પુરુષો આવો સત્સંગ મળ્યા પછી ગાફલ થતા નહીં કારણ કે હવે કરવાનું હવે શરૂ થાય છે આપણને શું થાય મળ્યા પછી ગાફલ થઈ જાય કે હવે શું કરવાનું છે જેને પામમાં હતા જેને મળવા હતા એ તો મળી ગયા અને આવડો મોટો સંતોનો મહિમા છે બીજું કરવાનું શું હોય બસ ખાઈ પીને મજા કરો તો તરત બીજી લીટીમાં લખી આને શાસ્ત્ર કહેવાય આ સત્પુરુષોની રચના આને કહેવાય આમાં ગાફલ ન હોય તમે જો તરત જ બીજી કડીમાં લખ્યું તમે એમ માનતા નહીં કે આ બધું મળી ગયું હવે બંધનો છૂટી ગયા ને બધું થઈ ગયું બધું સાધુ કરી દેશે હવે અમારે અમારે કશું નહીં કરવાનું બસ લાડવા પાણી ખાઈને મજા કરવાની નહીં આ તો તમારે હવે હવે જ મેં કહ્યું હતું ને તે દિવસે કે કરવાનું તો હવે શરૂ થાય છે તમે પચીસ લાખની દુકાન લ્યો ને પચાસ લાખનો માલ ગોઠવો એનાથી ખાટી ગયા એટલે હવે જ શરૂ થાય છે સાચું જો હાયલું તો હાયલું નહીતર ગયું પંચોતેર લાખનો ખર્ચો કર્યો એ કઈ શો માટે કર્યો છે વેચાયની તો શો જ છે શરૂઆત તો હવે છે ને જે કરવાનું છે હવે છે દસ કરોડની તમે ફેક્ટરી નાખી મોંઘમ મોંઘી બહુ સારી વાત છે ઊભી થઈ ગઈ બહુ સાચી વાત છે પણ કરવાનું ક્યારે હવે હવે શરૂ થાય ને હવે તમારું પ્રોડક્શન થાય ફેક્ટરીમાંથી એ પાછું માર્કેટમાં ચાલે તો કામનું એમ આવા સત્સંગ આવા સત્પુરુષો મળ્યા પછી નિંભર થઈને સુઈ નથી જવાનું ગાફલ નથી થઈ જવાનું હવે કરવાનું જ હવે અહીંયા છે શું કરવાનું છે કે ઇન્દ્રિયોનો સંયમ કરો અને મનનો સંયમ કરો આ મન અને ઇન્દ્રિયોનો સંયમ કરીને તમે સત્સંગ કરશો ત્યારે તમને ભગવાનના દર્શન તારા હૃદયમાં થશે બહુ મોટી વાત છે અઢારમા વચનામૃતમાં એટલે શ્રીજી મહારાજ કહે છે કે હવે આવા ભગવાન મળ્યા તો હવે પછી શું કરવાનું રહ્યું એમ અંતકરણને ગાફલાઈ આવી જાય છે અને મોટો દોષ હોય સત્સંગનો સત્સંગ માર્ગમાં અધ્યાત્મમાં તો આ ગાફલતા આવી મળ્યા પછી જ પાંડવે અઢાર દિવસનું યુદ્ધ હતું મહાભારતનું જીતી લીધું વિજય ઘોષિત થઈ ગયો પછી હંમેશા યાદ રાખજો સલામતીમાં જ ગાફલાય આવે છે હવે તો વિજય થઈ ગયો પૂરું થઈ ગયું એટલે પાંડવો સબ સલામત થઈ ગયા અને રાત્રે ભયંકર ઘટના બનીને અસ્વસ્થામાં એ રાત્રે જ પાંચ પાંડવોના દીકરાઓને કતલ કરી નાખીને દૃષ્ટ દુમ્નને પણ કાપી નાખ્યો અને છેવટે બ્રહ્માસ્ત્ર મારીને પરીક્ષિતને ઉતરાના ગર્ભમાં નાશ કરી નાખ્યો પાંડવ બીજ ખતમ કરી નાખ્યો જો આ છેડે આવું છે આ તમે ક્રિકેટની ભાષામાં વાત કરો તો એમ લાગે હવે નવ વિકેટ પડી ગઈ છે હવે કશું કરવાનું છે નહીં તો ઓલો મંડે જીકવા તો હમ ખાઈને કઉ છું મેં જોયું નથી હું હમ છે નહીં ગળાને હમ ખાઈને કહું હું જોતો નથી પણ હું છાપામાં તમારા માટે મસાલો જોઈ જ લઉં એટલે મન તરત થાય કે હવે તો નવ પડી ગઈ ને હવે તો પછી કઈ કરવાનું ઓલો જીકવા માંડ્યો હું મિસબા ને અમારામાં એક હરિભગત બેઠો છે તરત મને એસ એસએમએસ કર્યો હેપી દિવાલી ફટાકડા ફૂટ્યા ને એટલે એસ મેં કીધા કોનો આવ્યો એસએમએસ આમ દબાયો હેપી દિવાળી મેં કીધું ભલે પણ તરત છે ને એમ થયું હવે તો હાથમાં આવી ગયું ને એટલે તરત લૂઝ લુઝનેસ આવી જાય બોલિંગમાં ફિલ્ડિંગમાં બધામાં એટલે લાભ લઈ લે દુશ્મન અને પછી ચેતી જાય કે આમાં ચેતવા જેવું છે તો પછી ડફ દઈને પડી જાય ગાફલાય છે એ મારી નાખે બધું મળ્યા પછી આ અને ઘણી વાર છેલ્લે છેલ્લે જ મેદાન હારી જીતી બાજી હારી જતા હોઈએ છીએ જીવનમાં અને પછી આપણે એટલું ધ્યાન રાખ્યું હોત ને તો મજા આવી જાત ઘણા નથી કેતા ને બારમા બારમા નાપાસ થાય ઓછા ટકા આવે પણ થોડુંક છે ને આ વર્લ્ડ કપ હતો ને નડી ગયો થોડુંક ધ્યાન રાખ્યું હોત ને તો એસી ઉપર આવી જાય હવે શું એ ગાફલાઈ મારી નાખે છે બહુ મોટો દોષ છે એક ગુરુ એમના શિષ્યો હતા ને એમને <clears throat> કીધું ચલો જંગલમાં એક બાજુ લઈ ગયા મોટું વખંબર તોતીમ ઝાડ ઊંચું બહુ બહુ બહુ ઊંચું એમાંથી એક બે શિષ્યને એક પછી ઊભા કરીને ચડો સમજવા જેવું ચડો આના જેટલું તમારાથી જાય એટલું ઉપર ચડો પેલા ઝાડ ઉપર ચડે અને ગુરુ એટલું જ બોલે આમ ઈશારો કરે એટલે મતલબ હજી હજી જાઓ હજી ઉપર જાઓ હવે પાતળી પાતળી ડાળ આવે ઉપર તો આપણે ટંકલોશ કહીએ ને ગુજરાતી તળપદીમાં ટંકલોશી ગયો આખી આખી આમ આમ ઝાડ થાય ગુરુ કે હજી જાઓ હજી જાઓ ઓલાને એમ થાય કે ભાઈ ક્યાં જાવું આમાં પણ પેલા આમ આમ જાય પછી એને કે નીચે આવો પેલું ધીમે ધીમે બધા નીચે આવે પણ જેવો સલામત સ્થિતિ એ પહોંચી જાય થર્ડ પાસે એટલે તરત ગુરુ ઉભા થઈ જાય જોજે જાળવજે પગ લપશે નહીં પડી જતો નહીં બહુ સંભાળજે વળી બીજાને ચડાયો છેક ટોચે પહોંચાડે પછી હેઠો ઉતારે જેવો થર્ડ પાસે સલામત આવવાનો થાય ગુરુ તરત ઉભા થઈ જાય જોજે જાળવજે સંભાળજે પડી જતો નહીં લપસી જતો નહીં ઓગણપચાસ બેઠા હતા ને ઉભા થઈ ગયા એ ગુરુજી એક પ્રશ્ન થાય છે કે જ્યાં ખરેખર બીક છે અને ખરેખર જો ત્યાંથી પીડ્યો તો સીધો દાડો જ કરવાનો છે બેસણું જ રાખવાનું છે અગરબત્તીઓ હોય કઈ ધૂપ જ દેવાના છે એવું થઈ જાય એવું ત્યારે તમે કશું બોલતા નથી હજી આગળ જાઓ હજી આગળ જાઓ અને આખો બિચારો હલતો હોય ઝાડવું હલતું અમારા જીવ હલતા હોય એ તમે જોજો હું તમને એક વાત કહું મને તો આવું થાય છે તમને થતું ખબર નહીં આપણે ગાડીમાં બેઠા હોય આગળ બેઠા હોઈએ ડ્રાઈવર ચલાવતો હોય એમાં વચ્ચે કોક નીકળે કે કોઈ વાહન અચાનક આવી જાય તો ઓલો બ્રેકમાં એ પણ આપણે પગ મળીએ ભરાવામાં મને તો આવું થાય છે એટલે હું તમને હવે આપણી પાસે ક્યાં બ્રેક હોઈએ પણ આમ આમ મંડીએ કરવા આમ શું લાગવાનું હોય એવું થાય કે નહીં તમારે થાય આપણી બ્રેક મારવા મળી અને આપણને પાછું એવું લાગે કે આપણા બ્રેક મારવાથી ગાડી ઉભી રહી એમ ઓલા એ કે ગુરુજી ઓલું ઉપરથી જયારે ખરેખર એને કેવા જેવી જરૂર હતી કે તું સંભાળજે પડ્યો તો મર્યો સમજજે પછી તારો બાપે હગો નહીં થાય એવું એવું ત્યારે કહેવાની જરૂર છે હવે જયારે સાવ થર્ડ પાછે પડી જાય આવી જાય ત્યારે તમે કે ઉભા થઈ જાઓ એટલે તો કે બેટા આ શીખવાડવા માટે જ હું અહીંયા આવ્યો છું શું કે ઉપર જયારે પડવાનો ભય હોય છે ને ત્યારે તો તમે પોતે પોતાની રીતે સાવધાન હો છો તમને ભાન હોય છે જો ગયા ને તો હાડા હોળ ના ભાવમાં ગયા આપણે તો ખાલી કહી દેવાના સંભાળજે એટલું પણ હવે ગયો એ શું ઘણા નથી ભટકાઈ જાય પછી કે સોરી હવે સોરી નો શું બાફી હાઈટ ગયું ભાંગી ગયું શું સોરી શું કરવું એને કઈ ઓહડ થાય સોરીનું આ બટકા થઈ ગયા બે હાચે અમારે ઘણા વર્ષ પહેલા એક છોકરો કઈ બજારમાં કામ મોકલ્યો હતો તે ભટકાઈ ગયો કોકની આરે તે ઓઈલો ખીજાણ હતા કે સોરી ઓલે બે નાખ્યા કે તારા સોરી શું મારે કરવું વાત સાચી આ જયારે પડવાનું હતું અને પડી જાય એવું હતું ત્યારે એને કઈ ન કીધું ત્યારે ગુરુએ કીધું કે એ તમારી તમારી રીતે તમે સાવધાન હો છો પણ જ્યારે તમને એમ થઈ જાય કે હવે મને કોઈ વાંધો નથી ત્યારે બેટા મારે એ જ બતાવું તું કે તમે આ બધા ઓગણપચાસ ચડો છો ને એમાં કેટલાય થર્ડ પાસે આવીને જ પડો અને મારો અનુભવ છે ત્યાંથી જ લપસે તમે જોજો યાદ કરો આપણે રમતા હોય નાના હોય ત્યારે એ લઘુ ઉપરથી ઓછા પડે થર્ડ પાસે આવીને પગ લપસી જાય ભબદીને જેઠો પડે કેમ સલામત થઈ જાય છે એટલે ગાફલ થઈ જાય છે ગાફલ થઈ જાય છે પડી જાય છે જ્યારે સાધક એમ માનવા માંડે છે કે હવે મારે કંઈક કરવા જેવું લાગતું નથી ત્યારે પતન થાય છે એમ આ સત્સંગ મળ્યા પછી જ જે છે એ કરવાનું છે ત્યારે સાવધાનીની જરૂર એટલે હવે આ મળ્યા પછી શું કરવાનું તો કે સેન્દ્રિય માનસ નિયમા દેવા ઇન્દ્રિયોનો સંયમ કરો હવે આ આજે તો એ પાઠશાળા જ નહીં ધાર નીકળે સારંગપુર નું છઠ્ઠાની વાત છે આ તો ઇન્દ્રિયોની ધારાને બુઠી કરવાની મનોમય ચક્રની એને સત્સંગ કયો આજે તો ધારા કાઢવાની જ વાત બુઠી કરવાની વાત આવી ઇન્દ્રિયોની ધારાને તે કોઈને ગમે નહી એ પાઠશાળાઓ ક્યાં મુક્તાનંદ સ્વામી મંડળ સાથે સુરત ગયા સંતો પચાસ સાઠ ભેળા હોય અને મુક્તાનંદ સ્વામી સંતોને બાવડે અહીંયા દોરા બાંધે શા માટે કે રોજ સ્વામી દોરા ઉપર નજર રાખે જો દોરો સહેજ ટાઈટ થાય તો તરત ઉપવાસ કરાવે રસોઈમાં તરત ફેરફાર કરાવી નાખે કેમ સંતોના વધારે શરીર પુષ્ટ થયા છે અને પુષ્ટ શરીર છે એ સાધકને બાધક બને અને બહુ દોરો લબડી જાય ઢીલો પડી જાય તો તરત સ્વામી કે સંતોને જો શરીર વધારે શિથિલ થયા છે વધારે શિથિલ શરીર પણ સારું નહીં માટે સંતોની દેખભાળ રાખે કેવી પાઠશાળા વિચારે અરે ભગવાન સ્વામિનારાયણ એ તો પુરુષોત્તમ છે એ મળ્યા પછી તો પછી કઈ કરવાનું જ નથી ને છે ભગવાન મળ્યા હવે રૂબરૂ ઓળખી લીધા પછી શું સામે બેઠા કઈ શું કરવાનું હોય વચનામૃતમાં મહારાજ કે છે મળ્યા પછી જેને પામવા હતા એ તો સદેહ જીવતા જ મળ્યા શું કરવાનું હોય તોય તમે જો આ આનું નામ જ સત્સંગ છે સંતોને શું કરાવે હમ ત્રણ થી વધારે નજર ચાલો ત્યારે નહીં કરવાની અને જો એમ કરવા છતાંય જો સ્ત્રીના કપડા દેખાઈ જાય તો તે દિવસે ઉપવાસ કરવો ધ્યાનમાં બેસાડે અને એ તમે પ્રસાદીના પત્રો વાંચો ને તો રૂવાડા ઉભા થઈ જાય શું મહારાજ લેફા દાદા ખાચરના દરબાર વચનામૃતને તમે વાંચો અડધી રાતે ઉઠાડે સંતો કે શું કામ છે હાલો વાતું કરવી છે એટલે માંડ સૂતા હોય છે અડધી રાતના કેટલા વચરામૃત છે હવે આપણે તમે અહીંથી છૂટીને પછી ઉઠ્યા ને પછી હાલો વાતું કરવી છે હવે જાઓ ને વાતું વાળી થાય સીડી મળે છે સાંભળી લેશું વાહે એક વાર શુક્રવારે આવે ત્યાં વાહે પડી ગયા કઠણ છે અને અમે તમે એમને અડધી રાતે કહો હાલો વાતો કરો અડધી રાતે શું આવ્યો છે બહુ કઠણ છે ધ્યાનમાં બેસાડે કેવું એ પત્રોમાં શ્રીજી મહારાજ લખે છે કે એવી રીતે પલાઠી વાળીને બેસજો સંતો કે જાણે પથ્થરની મૂર્તિ કંડારી હોય એમ બેસજો બિલકુલ નિશ્ચેષ્ટ થઈ જજો પથ્થરની મૂર્તિ હલે આમ થજો અને શરીર ઉપર વીંછી ચડે સાપ ચડે કીડી ચડે મકોડી ચડે તો જરાય પણ હલશો નહીં અને નાસિકાગ્ર દ્રષ્ટિ રાખી ભગવાનની મૂર્તિ અમારી મૂર્તિનું ધ્યાન કરજો અને પછી તો બહુ ગહન ધ્યાનની વાતો લખી છે પાન પાની ગાંઠ પડે ત્યાં જ જ્યોતિ છે ત્યાં જ્યોતિનો પૂંજ છે ત્યાં જ તેજનો ઢગલો છે ત્યાં જ અક્ષર બ્રહ્મ છે ત્યાં જ બ્રહ્મ મહોલ છે સર્વ સુખનું કેન્દ્ર ત્યાં છે ત્યાં જ મૂર્તિ ધારજો ત્યાં જ પ્રણવ છે ત્યાં જ બધું આમ છે કેટલો ઉપદેશ આપે હરિભક્તો નહીં આમ પંચાળા ગયા તો કે રાખવા હોય જીણાભાઈ તો ખોરી જુવાર આપો ખાવા માટે તો અરે મહારાજ ખોરી જુવાર ઘોડાઈને જ ખાતા તો કે ના એ આપો તો જ અને એ ખોરી જુવારના રોટલા પોતે અને આ બધા ત્રીસ પાર્ષદો સુરા કાચર અલૈયા કાચર બધા એ બધાને મહારાજ પોતે પોતે પેલા એક રોટલો લઈને બેસે અને રોટલો છાશ અને બધાને જ જમાડે અલિયા ખાચર છે ને પછી સુરા ખાચર ને અલિયા ખાચર ની પછી લાકડાનો ટુકડો બાજુ લઈને બેઠા તે મહારાજ રોટલો પીરસીને છાશ પીરસીને જમવા બેઠા એટલે પેલા સુરા ખાચર લાકડું ચાવે મહારાજ કે દરબાર એ શું કરો તો કે મહારાજ આ લાકડો મોઢામાં ગરતો છે પણ રોટલો નથી ગરતો તો કે ના એ બોલ એ જ ખાવાનું છે ખાવે અને ભાઈ એમાં એક દિવસે લીલા કરી છે તાંજળીઓ જઈને વાડીઓમાં ભેળો કરાયો તાંજળીયાની ભાજી જાણો ને એટલે સુરા કરચન બધાની પાસે ભાજી ભેળી કરાવી એ બધું લઈ આવ્યા દરબાર ગઢમાં પછી ધોવડાવીને બધાને પાસે સુડીયું હોય બધું હોય સુડી ચપોરી લઈને એને ટુકડા કરાવ્યા અને મહારાજે મોટું કડાયું લીધું એમાં ખાટી છાશ નાખી એમાં ખોબા ભરીને મીઠું નાખ્યું અને એમાં પછી જુવારનો લોટ હલાવે અને પછી ઓલી તાંજળિયાની ભાજીના ઝીણા કટકા કરી એ બધું એમાં નાખ્યું એવા એક તાવી થાથી મહારાજ હલાવે અને બધું ઘાટું રબડા જેવું થઈ ગયું આના મારે પછી મારે અરે હાલો દરબારો બેસી જાવ છો અરા રા રા રા રા અમને એમ કે ભણે કોઈ ઘોડો માંદો પડી ગયો લાગે કે એની ઔષધ થતી લાગે સાંકે તે ભણે અમારે ખાવાનો છે હા હા હા અરે મારા ગજબ કરી નાખ્યો ભાઈ બાપ હાલો ભણે બાપ તમે કહો છો તો કઈ ના પડાય પાછો ઈ પાછો ભરોસો ભણે બાપ કે તમે અમને તેમ કે ભણે કોઈ ઢોરની દવા કરતા હશે અને એ કાંસળિયું ભરી ભરીને દીધું મારે કે છૂટથી પીજો છૂટથી પીજો હવે આમાં હું છૂટથી પીવે અમે વિસાવદર ગયા હતા ત્યાં એક બાપા બહુ રમૂજી હતા લોટની હુંડલી ભરી આવ્યા દાળની હુંડલી ભરી આવ્યા ખીચડીની હુંડલી ભરી આવ્યા અને હારે પાછી એક મીઠાની હુંડલી ભરી આવ્યા મીઠું નમક સોલ્ટ અમે કીધું બાપા આટલું હોય મીઠું પાંચસો ગ્રામ જોઈએ અરે છૂટથી વાપરો છૂટથી વાપરો આપણે બાજુમાં જ જાજરું છે છૂટથી વાપરો અરે પણ ઓછો ડોક્ટર પછી ઓલા સુરાખાચર ની બધા છે ને તાંજળિયાના ડાંઠિયા વીણી વીણી ચાલે અને પાછા સુરા સુરાખાચર આમ હાથ નાખીને ડાંઠિયા વીણે મહારાજ કે શું કરા રે ભાઈ મહારાજ ભારે મજો પડતો છે હા કે શું થાય અરે ડબોક ડબોક થતો સા ડબોક ડબોક થતો સા કે એ રમૂજ કરતા જાય એ જમતા જાય પણ ભાઈ એવા ઇન્દ્રિયોને ધારો કાઢી નાખે સુરતમાં મહારાજ સવારીમાં નીકળ્યા હોય ને એમાં સાથે સંતો હોય વાતો સાંભળો તમે એમાં પ્રેમાનંદ સ્વામી બધા સંતો પાસે પાછળ પાછળ હોય એમાં એક વૈશ્યા એની એની રૂમ ઓરડીમાં બેઠી બેઠી રિયાઝ કરે અને એણે જયારે રાગ છેડ્યો હોય અને સ્વરને જે આરોહ અવરોહ જે આપતી હોય મીંડ લેતી હોય સંગીતની ભાષામાં પ્રેમાનંદ સ્વામી હવે સંગીતના કાન ચમક્યા વગર એ સંગીત જાણનારના સંદીપ ને તો તરત સુરાવલી ખેંચી જાય પગમીડા ધીમા પડવા પ્રેમાનંદ સ્વામી એકદમ ઉભા રહી ગયા શું પણ રાગની જમાવટ કરી છે શું બંદિશ છે આહા પણ શ્રીજી મહારાજ આમ દૂર ગયા હતા માણકીને ગૂંફળી મારીને આવ્યા પ્રેમાનંદ સામે દાઢી હાથ દઈને કે પ્રેમ સખી શું કરો છો અરે મહારાજ સંગીત સાધન છે સાધ્ય નથી પ્રેમાનંદ સ્વામી સાધ્ય તો અમારી મૂર્તિ છે જો તમે એ ભૂલી જશો તો કે વૈશ્યાના સ્વરમાં લુપ્ત થઈ ગયા ચાલો આંખમાં આંસુ લઈ આવ્યા ગરડા સ્વામીને યાદી આપી તમે આ કર્યું ને હવે તમારે સંગીત મૂકી દેવાનું છે અને સંગીતકારની પાસે સંગીત લઈ લ્યો એટલે જાણે જીવ કાઢી લ્યો એ સારું પડે હવે સિતાર મૂકી દો અમને બધું સોંપી દીધું નથી હવે તમારે કશું કરવા ઘેલાને કાંઠે ઝૂંપડું બાંધીને રહો અખંડ અમારું ભજન કરો અને ચાંદ્રાને વ્રત કરો ભગવાનની હરે રહ્યા છે એ પણ પ્રેમાનંદ સ્વામી છોડી દીધું મૂર્તિનું ધ્યાન કરે બસ ભજન કરે જપ કરે અને વ્રત કરે ત્યારે પછી દોડીને અડધી રાતે ઉઠીને એની ઝૂંપડીએ જઈને બથમાં ગાલીને ભેટી પડે સેન્દ્રિય માનસ નિમાર્ય આ સાચો સત્સંગ અર્થ જ આ અહીંથી જ શરૂ થાય છે ને તમે મોટા મોટા સંતોને પાંચેય વસ્તુ એની સાથે હોય એ આ જ કરાવે એ ભાઈ જોજો ભજન કરજો અહીં બેસો તપ કરજો વ્રત કરજો હે એ એમ ન કે ભાઈ તમે હુવાળા ગાડલા પાથીને હોઈ જજો કૂતા હોય તો તરત એમ કે ઉઠો ભાઈ તમે હા આપણે હોય હેઠા બેઠા હેઠા હોય જાઓ હેઠી પથારી કરો હેઠી પથારી કરો તો આ બાલમુકુદાજી સ્વામી યોગેશ્વરદાજી સ્વામી સાધુ થઈને થોડો વખત થયો હતો બરોબર અગિયાર વાગે ભંડારમાં રોટલા કરી રસોડું બધું હોય સંતો બનાવતા હોય શીખતા હોય એ થાય એટલે ગુણાતીતાન સાહેબ ભંડારમાં આવે ક્યાં બાલ મુકુદાસ અને યોગેશ્વરદાસ ક્યાં હા સ્વામી હાલો હાલો બાપડા મારી વાહે હાલો હારે લઈ જાય પોતે આ જુનાગઢનું જે મંદિર દેખાય છે ને સામે હા એ સભા મંડપમાં પોતે થાંભલે બે અને બે સાધુને વૈશાખ મહિનાનો તાપ ચોકમાં સામે બેહાડે અગિયાર થી બાર વૈશાખ મહિના બેસો ત્યાં ખુલ્લા માથે આંખું નીચો અને મહારાજની મૂર્તિનું ધ્યાન કરો બધા બે બેસ વૈશાખનો તાપમાં એક તો રસોડામાંથી આવ્યા હોય અને તે દિવસે કઈ એવું નતું સવારમાં એકદમ ચિલ્ડ મિલ્ક પીને આવ્યા હોય એટલું ચીંડો હોય તો પાછી બે બરફની ગાંગડી નાખે માલિકો વળી સ્વાદિયા હોય તો કોકો નાખે થોડો કોઈ ચોકલેટ નાખે કંઈક નાખે હલાવીને પછી બે ગ્લાસ જેવું પી જાય પછી કે આજ ગરમી ઓછી છે નહીં આજે ઓછી જ લાગે ને તને આટલું બધું ટટકારીને ઠંડુ આવ્યો છે તને ઓછું જ લાગે એ તો પેટ ખાલી હોય ખબર પડે કેવી ગરમી છે આઠ આઠ વાગ્યા એમ થઈ ગયા ગરમી ધુમાડા કાઢે છે એ ભૂખ્યા સવારમાં કઈ લેવાનું નહીં ભઠ્ઠા પાસે રહેવાનું આખા કેટલા ત્રણસો ત્રણસો તો સંતો ત્રણસો ત્રણસો પાર્ષદો આટલા રસોડા નહીં તડકામાં બેસા દિવસ ઉપર દિવસ જાય ચેલા બોલતા નથી ગુણાતીત બાદથી રહેવાનું નહીં પછી બે સાધુને બાર વાગે આવીને પછી જમવા લઈ જાય ત્યારે ત્રીસમે દિવસે બોલ્યા કે તમને કઈ થતું નથી હું તમને ધોમ તડકામાં આટલા બધા સાધુ એમને બેઠા છે તમને બે જણાને તડકામાં હું બેસાડું છું બે માથું મૂકીને પગમાં આંખમાં આંસુ આવી ગયા બાપ અમે તો સાધુ થયા ત્યારથી નક્કી કર્યું છે તમને અમને ગુણાતીતાનંદ સ્વામી કે એમ જ કરવું છે પછી બીજું કઈ કરવું જ નથી અમારો વિચાર જ શું હોય તમે તડકે શું ઊંધે માથે બેસાડો તોય અમે એમને બેસી જાય આ નિર્ભર ભક્ત વિચાર જ નહીં નહીતર આપણે એક દિવસમાં તરત ન થાય કે સ્વામી આની જરૂર નથી આ તો કમ્પેરિઝનની જે વાત છે તો અગતરાય મહારાજ પધાર્યા તો પરતભાઈ કે મહારાજ વાડીએ ચાલો સંતો ભક્તોને લઈને મહારાજ વાડીએ ક્યાં હવે આ પાઠશાળા જ આખો દિવસ ને રાત આ જ ચાલે કથા વંચાતી હોય તો એમાંથી જો કેવા પ્રશ્નો કાઢ્યા છે આપણે તો વચના પર જયારે જયારે વાંચીએ ને ત્યારે હું છે ને પેલા વચનાની શરૂઆત કરું ને પછી ક્યારેક ક્યારેક વિચારો કે હવે શું પ્રશ્ન પૂછશે હાલો આપણને આવો પ્રશ્ન મગજમાં નથી આવતો કેવો કાઢે આપણે જેને આમ જાડા લુગડા વાળા અને એમ જાણીએ કે આમ એ બાળા ભોળા હશે બીજું વિચારતા ન હોય ક્યાં જ નૃ સ્વામી આપણને એમ લાગે ખાખી બંગાળી સાધુ બીજું શું પૂછશે ત્યાં કે મહારાજ એકોહમ બહુ શ્યામ પ્રદાય આ શ્રુતિનો અર્થ અમુક આમ કરે છે તો સાચો અર્થ શું છે હે જો ગજબ છે તો બેઠા સંતો હતા મહારાજ કે પરોતભાઈ શું હવે મહારાજ ચીવડા વેણી આવ્યા ચીવડા બહુ સરસ પાક્યા છે અને આપને સંતો જમો મહારાજ કે બહુ સરસ જાઓ પછી મહારાજ કે સંતો આમાંથી જો પાકા ચીબડા કોને ખાવા છે અને કાચા ચીબડા કોને ખાવા છે ઘડીક તો કોઈ બોલે નહીં જે દિયો ખાવું છે એમ તો કે ના ના બોલો આમાંથી જેને પાકા ચીબડા ખાવા હોય એ બધા આ બાજુ બેસો કાચા ચીબડા ખાવા હોય એ આ બાજુ બેસો બે નહીં મળે નક્કી કરી લ્યો એટલે કોઈ સંતોય પછી હાલો અમારે પાકા ખાવા આ બાજુ બેસો આ બાજુ બેઠક અમારે કાચા ખાવા છે આ બાજુ બેસો જેવા ચીબડા આવ્યા એટલે મહારાજ કે જુઓ તમારે પાકા ખાવા છે ને તો કા તમારે કાચા ને તો કા હવે કરવાનું છે એવું જેને પાકા ખાવાની ઈચ્છા છે એને કાચા ખાવાના છે અને જેને કાચા ખાવાની ઈચ્છા કરી એ બધાને પાકા ખાવાના છે બોલો ઊંધું જ કરી નાખ્યું છે ને પાઠશાળા આનો આ સત્સંગ પ્રસાદ પાણી સારા મળે ને ખાઈ પીને નિરાતે લેર મારી એ સત્સંગ નથી તો ગાંધીજી છે ને આ સાબરમતી આપણે અમદાવાદમાં જ છે તે ત્યાં વેડછી ગામના જુગતરામ કાકા એ ગાંધીજી પાસે આવેલા સાબરમતી આશ્રમમાં રે થોડું ઘણું કામકાજ કરે અને સેવક દેવા તેમાં ગાંધીજી સવારે પોપયું થોડું લેવું છે એટલે સુધાર્યું હાથે પોતે બે ફાડા કર્યા બી કાઢ્યા સુધાર્યું જુગતરામ હતા જુગતરામ એ વાણિયા હો પણ એવા મીઠા જુગતરામ અહીંયા આવો આ વાંચા ઉપરથી હું એનો અવાજ કાઢું છું અહીંયા આવો પોપયું ખાશો જગતરામ કાકા કે ના ના બાપુ મને ઈચ્છા નથી ખાવ તો શું વાંધો મને ઈચ્છા નથી સારું રેવા દે ઈચ્છા હોય ને ખાઈએ તો પચે આનું સૂત્ર તો ઉભું જ હોય પાછું રુચિ હોય ને ખાઈએ તો પચે રુચિ વગર ખાઈએ ન ખાઈએ રુચિ ન હોય ને ખાઈએ તો ના પચે સાચી વાત છે ના ખાશો એટલે ગાંધીજી અડધું પરધું થોડું પોપિયું ખાય લાકડી લે મારે ફરવા જવું છે એટલે હું જાઉં છું ભાઈ ગયા હવે થયું શું પાનું ફરવાનું લાંબુ હાલે ફરીને પછી આવતા અડધો પણ કલાક જેવું થયું છે ત્યાં જુગતરામભાઈ પછી ભૂખ ઉઘડી કે જે થયું તે તે થયું હાલો પોપિયું પીડ્યું છે ને તે પોપિયું ખાવા બેઠા એને ખાવા બેસું ગાંધીજીને આવું અને ગાંધીના હાથમાં લાકડી એલા જુગતરામ વયો જ જા વેડથી ભેળો થઈ જા નહીં તો લાકડી ઠોકું નીકળ અરે પણ અરે શું જેના મનનું ઠેકાણું ન હોય એ શું સારા કામ કરવાનો છે વયો જા જેને મનનો નથી ભરોસો એ શું કરવાનો છે જેના ઠેકાણા નહીં મનના અહીંથી વયો જા કાઢી મૂક્યા અડધું પોપયું હાથમાંથી લઈ લીધું બહુ કડક લાકડીએ ના મૂકી ત્યાં સુધી વયો જ જાતું અત્યારે ને અત્યારે વયો જા મેં કીધું તો કે પોપયું નથી ખાવું પણ પછી પાછું મન ફેરવીને બેઠો ને પોપિયું ખાવા બેઠો હવે એ શું મારી આઝાદીની દેશની સમાજની મારી સેવા કરવાનો છે અને મનનું ઠેકાણું નથી અને મારા ઉપર ભરોસો નથી અને એનું મનનું કયું કરે છે અને મન પાછું ઘડીએ ઘડીએ ફેરવે છે એક વાર નક્કી કર્યા પછી ડગવું ન જોઈએ આ જ તો ગાંધીજીની પોલાદી શક્તિ હતી ને કાઢીને ક્યાં વયો જ જાત યરોડા જેલમાં હતા તો સરદાર વલ્લભભાઈ પટેલ બધા સાથે તે સેવા કરે તે ગાંધીજીનો નિયમ રોજ દસ પેચી ખજૂર પાણીમાં પલાળીને પછી ચોળીને પી જાય એ બહુ સારો હો ખજૂર ઉનાળામાં <clears throat> તમે છે ને સાંજે પલાળી દો રાત્રે અને સવારે પછી એને તમે એમને છોડાશે તેને છોડી નાખો અને ફાવતું હોય તેમાં થોડો લીંબુ નીચોઈ નાખો અને તમે પી જાઓ તમારે કબજિયાત નીકળી જાય કબજિયાતમાં સમજો ને જાજરી જાજી વાર બેસી રહેવું પડે એ એકદમ ખુલાસો ભભા ભભા ભભા ભભા ભભા આંતરડાની ગરમી પેટની ગરમી અને પૌષ્ટિક બહુ હા બહુ બહુ સારો ખજૂર ખજૂર બહુ સારો આ બધા કેમિકલ વાળો આ બધું બધું ખાવું એના કરતા ખજૂર બહુ સારું તો એ ગાંધીજી દસ પેચી સાફ કરાવીને પલાળે તો સરદાર વલ્લભભાઈએ આમ ગાંધીજી પાછી ત્રાહી આંખે જોતા હોય ને બધું કામી કરતા હવે જોતા હોય તે સરદાર વલ્લભભાઈ પટેલે પંદર પેચી નાખી ગાંધીજી કે સરદાર કેમ પંદર નાખી તો કે મૂકો ને લપ એ તો પાછા બધા આખા બોલા મૂકો ને રે બારે તમે તો ભાઈ ડોહા ચીકણા ના ના તમે પંદર નાખી હવે દસ માં પંદર માં શું ફરક ગાંધીજી કે દસ માં પંદર માં કઈ ફરક નહીં તો કે ના સારું તો એમ કરો પાંચ જ પલાળો પાંચ માં દસ માં શું ફરક કાઢી નાખો દસે દસ કાઢી નાખો પાંચ જ પલાળો એટલે સરદારભાઈ ની આંખમાં આંસુ આવડાવી દીધા કે પાંચ ના દસ માં શું ફરક તો દસ ને પંદર માં કઈ ફરક ન હોય તો પાંચ ના દસ માં કઈ ફરક નહીં સરદાર માની ગયા કે આ ડોહારે લપ કરાય જોયું ને આપણે ગાંધીજીનું કેવું એવું છે કે એ બહુ મોટો ફરક પડે નિયમ પ્રમાણે ચાલે એ લખતા હોય બેસતા હોય તો પાછળ આમ પેકો ન દે ભાઈ તમે જુઓ સીધા આમ બે લખે આમ આમ આમ રાખી તમે જોયું છે ઊંધા પગ નાખીને બેઠા એ ચોરાશી આસનમાં એકે આસન ન આવે એવું આસન માની લે એટલે કોઈએ ગાંધીજીને કીધું તમે પાછળ જરા ટેકવા દેતા હો તો તો કે શરીર વાંકું વળે તો મન પણ વાંકું વળી લે શરીર શિથિલ થાય તો મન પણ શિથિલ થાય એ શ્રીજીના પત્રો છે ને એમાં શ્રીજી મહારાજે પણ કીધું છે તમે હલસો ડુલશો નહીં અરે એમાં તો જે વાત કરી છે એમણે અમુક તો એ હું એટલે બહુ નથી કરતો આમાં અકલમઠા ક્યાંક પ્રયોગ મંડન કરવા તો અમુક ઊંધું થાય હમણાં હમણાં બાપુનગરમાં મેં સાંભળ્યું એક જણો વાંચી ગયો વચનામૃતમાં ઓલું સૂર્યચંદ્રના ધ્યાનનું તો બપોરે બાર વાગ્યા સૂર્ય સામે આમ બેઠો બાડો થયો બે આંખો અજવાળા વૈયા ગયા ડોક્ટર કે હવે નસો સુકાઈ ગયા આમાં કાંઈ ના થાય એ એમનો આટા ઠોકે એટલે એમ પ્રયોગ ન કરાય બહુ બહુ બહુ બહુ જ એમાં શ્રીજી પત્રોમાં બધું કહ્યું છે ઓહો શરીરમાં રહેલા શુક્રાણુને કેમ બાળી નાખવા એની વાતો કરી છે કેવી સાધનાઓ તમે જો ભગવાન છે પણ ઇન્દ્રિય સેન્દ્રિય માનસ નિયમાર્ય ઇન્દ્રિયો અને મન સહિત સેમ કરો પછીનો જે શ્લોક છે એ આમાં નથી પછી શંકરાચાર્યજી કે છે કે હવે શું કરવાનું પછી તો કે આ ઇન્દ્રિયોને મનનો સંયમ કરવા માટે શું કરવાનું એના સાધનોની વાત ઉપાડે છે અને સુંદર શ્લોક લખે છે પ્રાણાયામમ પ્રત્યાહારમ નિત્યાનિત્ય વિવેક વિચારમ જાપ્ય સમેતમ સમાધિ વિધાનમ કુરુ અવધાનમ મહદ અવધાનમ આટલું કરો ત્યારે તમારું ઇન્દ્રિયો અને મનનો સંયમ થશે સત્સંગમાં રહીને જુઓ શું શું કરવાનું છે ઇન્દ્રિયોનો સંયમ કરવો મનનો સંયમ કરવો મન માગે તે ના દેવું એ ભાવ બહુ કઠણ છે બહુ કઠણ છે આપણે મૂળ શું છે સત્સંગ કરવો છે અક્ષરધામમાં ગરી જવું છે કરવું કાંઈ નથી અત્યારે તમે છૂટીને એવા પ્રસાદ ઉપર જળુંબી જાય છો ને પ્રાણાયામ પ્રત્યાહારમ બહુ બહુ સરસ બધા એટલું આમાં જો પછી બહુ લેવા જાય ને તો મને જ ખબર છે આ માલ તો વેચાવાનો નથી કઈ પછી પોટલા બહુ ખોલવા જેવા ખરા પણ આખો આખો અષ્ટાંગ યોગ ઉપાડ્યો છે અને એ અષ્ટાંગ યોગની વાત રામાનંદ સ્વામીએ પત્રમાં લખ્યું જયારે ને લોચમાં ભુજથી ત્યારે એમાં લખ્યું તમે અષ્ટાંગ યોગ સાધજો આ વર્ણી આવ્યા છે એની પાસે શીખજો અષ્ટાંગ યોગ શીખ્યા વગર આ બધું શીખ્યા વગર એ તમારે શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું કઠણ પડશે માટે તમે સૌ મુનિ સઘળા એની પાસે આ બધું શીખજો બહુ બહુ બધી વાતો લખી એમાં પેલું લખ્યું શંકરાચાર્ય પ્રાણાયામ કરો એ ભાઈ બહુ મોટી વાત છે બહુ જો શું તમને કહું બીજું તો પ્રાણાયામ એટલે શ્વાસનો વ્યાયામ એક દ્રષ્ટિ અને પ્રાણનો વિસ્તાર કરવાની વાત છે પણ મૂળ જે છે પ્રક્રિયા કરવાની કોના ઉપર છે શ્વાસ ઉપર શેના શ્વાસ છે એ કેટલો મહત્વનો છે આપણે વિચારતા જ નથી ભલા હે લાઈફ છે ને એ સ્ટાર્ટ થાય છે ફર્સ્ટ બ્રીથથી અને અંત પામે છે લાસ્ટ બ્રીથ પહેલા શ્વાસથી જીવન શરૂ થાય છે અને છેલ્લા શ્વાસે જીવન પૂરું થઈ જાય છે શ્વાસ શ્વાસ જ જીવન અને આજે જ મને આમ વિચારતા થોડું વિચારતો હતો ને વિચારતા વિચારતા મને થઈ ગયું કે આ શ્વાસ જ જીવન છે માતાના ઉદરમાંથી આવીએ ત્યાં સુધી ઉદરમાં હોય ત્યાં શ્વાસ ન હોય <clears throat> જેવા બહાર આવીએ ઉદરમાંથી ગર્ભમાંથી અને શ્વાસ શરૂ થાય જીવન શરૂ થઈ જાય અને શ્વાસ બંધ થઈ જાય જીવન પૂરું થઈ જાય શ્વાસ જ ચાલીએ જ રાખે છે અને વિચાર કરો અત્યારે હું બોલું છું તમે સાંભળો છો આપણે જરાય કોઈ એવો પુરુષાર્થ કે સાવધાની રાખીએ છીએ કે જોજો શ્વાસ ચાલુ રહેવો જોઈએ એ ભાઈ એ મારે ભૂલાઈ જાય કેજે બાજુવાળાને આપણે કોઈ જરાય છે છતાં જો અને જો આપણે સાંભળવામાં બોલવામાં મશ્કુલ થઈ જાય શ્વાસ ભૂલી જાય તો શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ થઈ જાય ને છતાંય ઘણા કે છે ભગવાન નથી અરે ડોબા વિચારને થોડું આ કોણ દોરડું ખેંચીને અંદર બેઠો છે આમાં આમાં હાકે આ ડંકી કોણ હાકે છે શ્વાસની ડંકી કોણ હાકે છે આ હેડસેટ પંપ કોણ ચલાવે છે શ્વાસની કઈ દોરડું રાખ્યું છે ગમે એવી પ્રવૃત્તિ કરીએ ચાલુ જ છે અને આમ તમે આ ગમે ને ઠપકારો તમને દેખાય છે કે આ મશીનને કેમ ચાલે છે ક્યાંય દેખાય છે મળો આમ ચાલીએ જ રાખે ચાલીએ જ રાખે ભરાયન ખાલી થાય ભરાયન ખાલી થાય ભરાયન ખાલી છતાં કે ભગવાન જેવું કાંઈ નથી કોણ તારો બાપો બેઠો અંદર બેઠો બેઠો હું આ રેશનાલિસ્ટ છે એને મને કહેવાનું મન થયું બે ઘડી તમે વિચાર કરો કે એક શ્વાસ ઉપર કેમ ચાલે છે આ અને બંધ થઈ જાય ત્યારે ડોક્ટરો ફેફસા ઉપર ચડીને આમ કેટલું એટલે પાહળીઓ ભાંગી નાખે કડાકા બોલાય એટલું કરે તો ચાલુ નથી થતું ખાલી શ્વાસથી જ જો ચાલ્યું જતું હોય તો પછી મશીનથી ચાલુ કરી દેવું જોઈએ ને ભરીને કેવો ગજબ મારું ચાલે જ રાખે ચાલે જ એ તો તાજુબી એના કરતા વિશેષ તો એ છે કે આપણે ઘોર ઊંઘમાં સુઈ જઈએ છીએ ત્યારે આપણે બ્રાહ્મણ છીએ વાણિયા છીએ સાધુ છીએ ગ્રહસ્થ છીએ ખેતરમાં છે ઘરમાં છીએ સ્ત્રી છીએ પુરુષ છીએ દુઃખી છીએ સુખી છીએ લેણદાર છીએ દેણદાર દે છીએ ક્યાં પીડ્યા છીએ કાંઈ ખબર પડે આખું ગુમ સુમ વિચાર કરો તમે ક્યાં ખોવાઈ જાય છે આપણે જાગ્યા પછી કહીએ છીએ કે હું છું આખું અદ્રશ્ય થઈ જાય દુનિયા એક વાર તમે વિચાર કરો તો રાતે ઊંઘ નો આવે ક્યાં ગુમ થઈ જાય છે બધું તમારા જ ઘરમાં સુતાઓ બધું ગયું દુનિયા કાંઈ નહીં કાંઈ ઘોર અંધકાર અને આઠ આઠ કલાક કોઈક મરત દસ દસ કલાક ના બહુ બારીકાઈથી તમે વિચારો આપણે ક્યાં દસ દસ કલાક આઠ આઠ કલાક ગુમ હાવ ખોવાઈ જાય અને તાજુબીની વાત શ્વાસ ચાલે આપણા કાંડેથી ઘડિયાળ કોઈ છોડી જાય ખિસ્સામાંથી મોબાઈલ કાઢી જાય ઓઢાનું લુગડું કોક લઈ જાય આખી પથારી દોડવીને લઈ જાય તોય ખબર પડે નહીં સાવ શરીર ઉપર ભાન નહીં શ્વાસ ચાલે એકદમ રિધમથી ચાલે બોલો કોણ ચલાવે છે હે ભાઈ અને હાથ ફેફસા તો પોલા છે પેટ પોલું છે ત્યાં જાય છે વળી એનું જે ક્લિન્સિંગ થવું એ થાય છે વળી પાછું નીકળી જાય વળી પાછું જાય છે વળી પાછું આપણે કોઈ માણસ સૂઈ ગયો હોય એ જીવતો છે મરી ગયો એ શ્વાસથી જ ખબર પડે આપણે ઘણી વાર કોકને લાગે ને ઉઠાડે સાથે ઉઠે ને જોઈ પેટ હલે છે મને મેં ક્યારેક આવું થયું આપણે બહુ ઉઠાડી હલાય હલે નહીં પછી જોઈ હલે તો છે ને આમ પેટ કે ભાઈ વૈયા આટલી ઘોર સુસુપ્તિમાં હોય શ્વાસ ચાલુ હોય એટલે કેમ ચાલતો છે આ બહુ કિંમતી શ્વાસ અને આપણે તો શાસ્ત્રોમાં જાણીએ છીએ સાંભળીએ છીએ ભાઈ શ્વાસ છે ગણતરી છે રોજના એકવીસ હજાર છસો શ્વાસ આપણે લઈએ છીએ ચોવીસ કલાકમાં એને ટોટલ મારી અને એ પ્રમાણે આયુષ્ય હોય છે શ્વાસ હર આદમી કી સાસ ગીની હોય હતી એમ કહેવાય છે એટલે યોગ્યો પછી શ્વાસને છે ને લાંબા કરે છે એટલે એમ કહેવાય છે કે એ આપણે એકવીસ હજાર છસો લેતા હોય તો એ ધીમે ધીમે બે હજાર કરી નાખે અઢારસો કરી નાખે હજાર કરી નાખે એવું કંઈક કરતા છે અને એમ કરતા કરતા આયુષ લાંબી કરી નાખે હવે એવું થતું છે કે નહીં થતું હોય તો મને ખબર નથી એમાં સાચું ખોટું તૂતે હાલતું હોય ઘણું <coughs> એક એક સાધુ પુરુષ ધોળાવાળ થઈ ગયા છે બધા પણ ગામડે ગામડે જાય અને પ્રચાર કરી રાખે ચારસો વર્ષ કે 400 साल के महात्मा जी है 400 સાલ કે એક જણો છે ને ભગવાન ઉપર તપ કર્યું ભગવાન પ્રસન્ન થઈ ગયા ભગવાન કે માગ માગ તાર શું જોઈએ તો કે મહારાજ મને દોઢસો વર્ષની આયુષ્ય આપો એટલે હવે માંડ સો માંડ માગ તો બરાબર છે દોઢસો વર્ષનો તારે થઈને શું કરવું છે તો કે મેં એવું સાંભળ્યું છે કે કાચબો દોઢસો વર્ષ જીવે છે તો મારે ખાતરી કરવી છે ખાતબાઈ ખાતરી કરવા એને દોઢસો વર્ષ જીવવું છે એટલે આ મહાત્માજી શું કે ચારસો સાલ કહે વિદય હાથ પાડે પણ એમાં કોક કાન ફટ્યા હોય તે એની ભેળો એક ચેલો હતો તો એને પૂછ્યું કે ખરેખર આ મહાત્માજી ચારસો સાલના છે તો કે એ મને ખબર નથી હું અઢીસો વર્ષથી એની સેવામાં છું લે આ લે એને હવે એને એનાથી જોરદાર ગપ્પુ મારી દીધું અઢીસો વર્ષથી હું સેવામાં શું કે પણ એ શ્વાસ સાંભળજો એ શ્વાસ એ જીવન પણ શ્વાસ છે એની ટેકનિક એનું નામ પ્રાણાયામ લેવાની ટેકનિક આપણે હંમેશા છીસરા એકદમ સુપરફિશિયલ એવા આપણે શ્વાસ લઈએ છીએ ઊંડાણ નથી એટલે પૂરો ઓક્સિજન શરીરમાં જતો નથી એટલે શરીર તંદુરસ્ત થતું નથી એટલે જે ડીપ લેવા ને ખૂબ ધીમા શ્વાસ લેવા પૂરા લેવા છેક શ્વાસ નાભીને અડે એવી બધી પ્રાણાયામ જુદા જુદા પ્રાણાયામો છે સમજીને કરવા પાછો પ્રાણાયામનું એવું છે કે સમજ્યા વગર કરો એક જણો તો પ્રાણાયામ કરતો હું તો જોઈ ગયો મને એમ થયું કે માતાજી આવ્યા છે શું એવો ખરેખર મેં કીધું એના રેવા દે તું શું કરે છે મને કે પ્રાણાયામ કરું છું આવો હોતો છે કઈ કઈ <laughs> આ બાબા રામદેવ સારું કરે છે એનાથી તંદુરસ્તી તો ખરેખર રોગ બધા એમ કે હાવ કેન્સર જ મટી જાય ને બધા ધરમૂળ ભયો જાય એવું ન હોય પણ આપણી ઇમ્યુનિટી પાવર હકીકતમાં પ્રાણાયામ છે ને એ શ્વાસાયામ જ છે પણ પ્રાણાયામ એટલા માટે કહેવામાં આવે છે સાચું નામ એ છે કે પ્રાણ ઉર્જાને શ્વાસની ટેકનિક બળવાન બનાવે છે એટલે પ્રાણાયામ કહેવાય આખી પ્રાણ ઉર્જા બળવાન થઈ બાબા રામદેવ કરાવે છે એનાથી ઘણાને સારું થાય છે ઘણા રોગે મટતા હોય પછી હંડ્રેડ પર્સન્ટ પછી ફાંકા ફાંકી કરે એ ના હોય એટલું બધું બધા શિબિર થાય સાસ પે કંટ્રોલ કરો સાસ પે કંટ્રોલ કરો એક જણો ઉભો કે બીબી પે કંટ્રોલ નહીં હોતા સાસ પે કંટ્રોલ કૈસે હોતા બાબા રામદેવ ચમકી ગયા એક જણા એક બાઈનો છોકરો છે ને આ હાથના આંગળાના નખ કરીડા કરે આમ ખાધા કરે એટલે કે આનું શું કરવું તો કે બાબા રામદેવની શિબિરમાં મોકલો એટલે એ બધું સુધરી જાય એક મહિનો મોકલો પછી ઓલી બાઈ મળી એની બેન પડી તો હવે શિબિરમાં મોકલો તો મોકલો તો એક મહિનો તો એક મહિનો તો હવે તો હવે તો માળો પગના કરડવામાં કાબેલિયત થઈ ગયો છે ત્યાં મોઢું અડાડી દે છે હવે છેલ્લે સમજાણું તમને પેલા માંડ માંડ હાથ ના કરડી શકતો હવે તો ગમે તેમ કરો પગના આંબી જાય ખાઈ જાય એટલે ખરેખર રોગમાં ફાયદો કરે શરદી છે એવા ઘણા રોગો છે ડાયાબિટીસમાં ફાયદો આમાં શું છે કોલેસ્ટ્રોલ ને થઈ ગયા હોય તો થોડુંક તો ફાયદો કરે અને બીજું છે ને કોલેસ્ટ્રોલ એટલે શું છે તમે ઘી તેલ ઓછા ખાવ તો બરાબર જ છે પણ ખરેખર તમે એનું કેટલું દહન કરો છો શરીરમાં એ મહત્વનું છે ઘીતેલ ખાતા હો પણ તમારે બળી જતું હોય વપરાય થતું હોય ખતમ કરી નાખતા હો તો કઈ ન થાય આપણે એ જૂના જમાનામાં ભેંસોના દૂધ ને ઘી કેટલા વાટકા ભરી ભરીને પી જતા ને ઘી પીવડાવતા ને પણ હવે એ આખા દિવસમાં સો સો ગાવ હાલી નાખે ઘી જાય બમકારી મારતું ક્યાંય ઉભું જ ના રહી હવે આને તો હું માલ મલિતા છમકાઈ હીટના ગાંઠે એસી ફૂલ કરીને પછી કોલેસ્ટ્રોલ ના થાય તો બીજું શું થાય એટલે પ્રાણાયામ શરીરને સ્વસ્થ રાખે છે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની અને એ સવારમાં થાય સાંજે થાય યાદ રાખજો જડતા ન કરાય સમજીને કરાય સાદા કરાય કાંઈ ના આવડે તો એમ સમજો દીર્ઘ શ્વાસ લેવા બહુ ઊંડાણથી સવાર સાંજ પાંચ પાંચ મિનિટ લેવા અને આ ખરું હા લાફિંગ ક્લબમાં જઈ એ હસવાને એ ફાયદો છે એ એમાં શ્વાસ પૂરાય છે છાતીના કપ છૂટા પડી છે ચોખ્ખી થઈ જાય ફાયદો છે એટલે લાફિંગ ક્લબ ભલે ખોટા દાંત કાઢે પણ તો એ કરવા જેવું પણ હવે કરવા કરવા જેવું છે હા ખરેખર આપણે હવે આપણે તો શું છે કરવા ક્યાં જવું દાંત કાઢીએ તો આજુબાજુમાં જ બધા આવે એ શું છે એમ ચક્રમ થઈ ગયું કે શું આ એકલો એકલો <laughs> ખરેખર થયું ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા ને ત્યાં એમના આઠ દસ છોકરા નાના આવે એની રમે ને કૂદે ને એવું બધું કરે ગાંધીજી પછી એને બધા છોકરાને શીખવાડી દીધું તમારે છે ને ઘરે જઈને દસ દસ મિનિટ તમારે છે ને ખૂબ હા હા હા હા દાંત કાઢવા કારણ કે છોકરા આવે ને નાના બધા સુસળિયા દેવા આમ ગાંધીજી મજા ના આવે એમ એકદમ હેલ્ધી હોય એમ તે ઓલા ઘેર ગાંધીજી બાપુ એ હેત થઈ ગયેલું ઘરે કેમ શીખવાડે એમ કરે તે બધા છોકરા ઘેરે જઈને એ તો દસ મિનિટ રે મજા આવી ગઈ આ ખોટી હે એક બાજુ કુતરા કરે ને એક બાજુ આ કરે એનો કુતરો પાળેલો હોય ને એને થઈ જાય કે અમારા માલિકના છોકરા થઈ હું ગયું છે કૂતરું બિચારું હમ હે કરે અઠવાડિયા પછી તો લાલ ગલોટા જેવા થઈ ગયા બોલો એટલે ફાયદો થાય છે એ તો ચોક્કસ છે એટલે એક healthy mind in healthy body ફાયદો જરૂર આરોગ્ય માટે પ્રાણાયામ કરવા જરૂરી છે પણ એનાથી વિશેષ વાત એ છે સમજવાની કે <clears throat> વચરામૃતમાં જેમ પચીસમાં કહ્યું છે એમ ચિત્તને નિરોધે પ્રાણનો નિરોધ થાય છે પ્રાણનો નિરોધે ચિત્તનો નિરોધ થાય છે આપણે જ્યારે ખૂબ દોડ્યા હોઈએ ત્યારે શ્વાસ વધી જાય શ્વાસ વધી જાય ત્યારે વિચારો વધી જાય મનનો વેગ વધી જાય અને મનના વિચારો જો શાંત થવા માંડે મેડિટેશનથી કોઈ પણથી તો શ્વાસ ધીમો થઈ જાય શ્વાસને મનને સંબંધ છે માટે શ્વાસ પ્રાણાયામ કરે તો મન સ્લો થઈ જાય વિચારોની ગતિ ધીમી થઈ જાય અને મન શાંત થાય અને શાંત થયેલું મન ભગવાનમાં સરળતાથી જોડાય પણ એ જે છે મહત્વનું એ આ બહુ ઓછા લોકો કહે છે જાહેરમાં કોઈ કહેતું નથી એક વાત કે પ્રાણાયામ કરો એટલે પ્રાણ ઉર્જા બહુ સક્રિય થાય સમજીને કરવી માપમાં કરવી બહુ વિચારીને કરવી પ્રાણ લાગે થોડીક જ વાર કર્યું છે પણ એ સામાન્ય નથી પ્રાણ શક્તિ તો બ્રહ્માંડીય શક્તિ છે સાહેબ શરૂઆત પહેલા દિવસે બેસીને તમે અડધો કલાક ખેંચી નાખો ના ના ના કરશો કશું બહુ સ્લો જવું પડે લાગે કશું નથી થતું તોડી નાખે તમને જો બહુ બધાને નામ નહીં દઉં પણ જો મોટા મોટા યોગ કરનારા છેલ્લી અવસ્થામાં પેરાલિસિસ થી મર્યા છે કઈક જડતા થઈ જાય કારણ કે આખો દી ક્લાસ ચલાવી રાખે એટલે આખો દી આજ કરી રાખો આજ કરી રાખો એની દશા શું થાય શીખવાડવાનું શીખવાડવાનું કેટલું થઈ જાય કયો હે બહુ તકલીફ વાળું છે પણ એ એટલે સમજીને કરવું પણ એનાથી હું વિચિત્ર અને ચિત્ર સમજવા જેવી નહીં જાહેરમાં ન કહેવા જેવી પણ છતાંય કહી દઉં એવી વાત છે સમજીને કદાચ કોઈ કરતા હોય તો પ્રાણાયામ કરો એટલે પ્રાણ ઉર્જા બહુ સક્રિય થાય અને પ્રાણ ઉર્જા સક્રિય થાય એટલે મારે નથી કેવું છતાંય અમુકના ભલા માટે કહી દઉં છું કે સેક્સ એનર્જી ભયંકર ભડકી જાય એટલે જો એ વિચારોને શાંત કરીને જો ન સમજાય તો માણસ વિકારી થઈ જાય એટલે ઘણા યોગીઓ તમને બહુ વિકૃત જીવન દેખાશે એનું કારણ આ છે કારણ કે એ જે ઉર્જા જે વિસ્ફોટ થયો ને એ પછડાય અને નીચેના લોવર દ્વાર ઉપલા દ્વાર ખુલ્લા ન હોય કુંડલીના એટલે નીચે પછડાય ઉર્જા એટલે વિકારો મારી નાખે એવા પ્રગટ એટલા માટે સમજીને શંકરાચાર્ય જે તરત લખ્યું શું મને તો અમુક અમુક અમુક શબ્દો મૂકે કોઈ કોઈ શાસ્ત્રોમાં ને ત્યારે આમ એકલો એકલો નાચવા માંડો પ્રાણાયામ કહ્યા પછી તરત જ કીધું પ્રત્યાહારમ જોજો એનર્જી વિસ્ફોટ થશે પણ સાવધાન તરત પ્રત્યાહાર કરજો એ પ્રત્યાહાર શું છે અને ત્યાંથી આપણે શું સમજવાનું છે એ આવતા શુક્રવારે લઈશું આટલું આજે બસ સહજાનંદ સ્વામી મહારાજ વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો